તો આજે ચૌદમું વચનામૃત આપણે પઠન કર્યું એમાં બે બાબતની ચર્ચા છે પહેલી બાબત છે એક કોમ્પિટિશન છે એક સ્પર્ધા છે કે એક ગૃહસ્થ ભક્ત છે અને એક ત્યાગી ભક્ત છે એ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે તો એની એક રસપ્રદ ચર્ચા છે અને બીજી બાબત એ ચર્ચાની છે અંતે યામતી સા ગતિ હિરણ્ય કેશીય શાખા શ્રુતિનો શ્રીજી મહારાજે આ સરળ અર્થ બતાવ્યો છે આ બે બાબતની ચર્ચા છે તો એમાં જે પ્રથમ બાબત છે કે જેમાં ગૃહસ્થ અને ત્યાગી એમાંથી કોણ શ્રેષ્ઠ છે સૌ પ્રથમ આપણને એમ થાય છે કે શ્રીજી મહારાજ જયારે સભા કરીને બેઠા છે ત્યારે કેટલાય સાધુ પુરુષો ત્યાગી પુરુષો સભામાં હાજર છે અને ગૃહસ્થ ભક્તો પણ બેઠા છે તો શ્રીજી મહારાજને આવો પ્રશ્ન પૂછવાની ચર્ચવાની જરૂર શું છે સંત ગણ પણ એમનું આશ્રિત છે ગૃહસ્થ ગણ પણ એમનું આશ્રિત છે ઈરાદો શું રાખે છે આ ચર્ચા પાછળ અને પાછી નવી નવાઈની વાત તો એ છે કે વચરામૃતમાં આવી રીતે બબ્બે વાર શ્રીજી મહારાજે આ પ્રશ્નની પોતે જ ટક્કર કરી છે કોઈ સાધુએ પૂછ્યું નથી કોઈ ગ્રહસ્થે આ બાબત પૂછી નથી ખુદ શ્રીજી મહારાજે આ પ્રશ્નને વચનામૃતમાં વારંવાર ઉઠાવ્યો છે અને જ્યારે જ્યારે એમણે ઉત્તર કર્યો છે ત્યારે કોઈ સાધુનો ઉત્તર સાચો પડ્યો નથી અને શ્રીજી મહારાજે પોતે જ એનો જવાબ આપ્યો છે અને એમાં એટલું બધું કહી નાખે છે કે એ ત્યાગી છે એ ભૂંડો છે અને ગૃહસ્થ છે એ શ્રેષ્ઠ છે બંને બાબતમાં બંને વખત જુદી જુદી જગ્યાએ પૂછાયું છે ત્યારે મહારાજે હંમેશા ગૃહસ્થને શ્રેષ્ઠ રીતે સાબિત બતાવ્યો છે અને ત્યાગીનો એકડો કાઢી નાખ્યો છે ત્યારે વિચાર થાય છે કે આ પાછળ એમનો ઈરાદો શું છે પેલી બાબત શું એવો એમનો ઈરાદો છે કે ત્યાગાશ્રમ છે એના કરતા ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે એવું એમને પ્રતિપાદન કરવું છે કારણ કે વારંવાર ગ્રહસ્થાશ્રમને શ્રેષ્ઠ કહે છે તો જોતા એવું નથી લાગતું કે એમને ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે એવું કરી બતાવવું હોય કે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ છે એવું કંઈ કરી બતાવવું હોય કારણ કે પોતે જ ત્યાગી છે પોતે જ દીક્ષિત છે પુત્ર પરિવાર કંઈ નથી સાધુ દીક્ષિત છે પોતે હોય સાધુ પોતે ત્યાગી હોય કોઈ વાંધો નહીં પણ કેટલાયને ત્યાગી કર્યા પાંચસો પાંચસો તો એમની પાસે સતત પરમહંસ મંડળ રહે આટલો મોટો સાધુ ત્યાગી વર્ગ ધરાવનાર વ્યક્તિત્વ એ ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ સાબિત કરવા માટે કઈ વારંવાર મથામણ કરતા હોય એવું તો લાગતું નથી તો બીજી બાબત શું એવી એમની ઈરાદો હશે એવો એમની એવી એમની ઈચ્છા હશે કે હું જે ગ્રહસ્થને વર્ણવું છું એવો ગ્રહસ્થ જો તમને મળી જાય તો એને વધારે આદર આપવો વધારે સન્માન આપવું એની પાસે રહેવું જેથી તમારે મુમુક્ષુઓને ભગવદ માર્કે જવામાં સરળ રહે શું આવો ઈરાદો છે તો એવું પણ પારંપરિક દેખાતું નથી કે ગૃહસ્થમાં વિશેષપણે જોડવાની એમણે ક્યાંય એક રીત પાડી હોય તો ત્રીજો સવાલ મનમાં એમ થાય કે શું તો પછી આ જે ચર્ચા છે એનો મૂળ હેતુ એવો છે કે આવો જે ત્યાગી પુરુષ છે એને ઓળખી કાઢવો જેથી કરીને એનો સંગ છૂટી જાય અને સંગ છૂટી જાય તો મુમુક્ષુ બચી જાય એવો એમનો ઈરાદો છે તો એવો ઈરાદો પણ નથી લાગતો કારણ કે જે ત્યાગી છે એ પોતે પંચ વર્તમાનમાં તો દ્રઢ છે જે પોતે બગડતો નથી એ બીજાને શું બગાડવાનો હતો એટલે એનાથી કોઈ મુમુક્ષુનું પતન થાય એવો પણ કોઈ પ્રશ્નમાં સ્કોપ દેખાતો નથી તો આ વાલીડાનો શું ઈરાદો છે કે ફરી ફરીને આ પ્રશ્નને ચર્ચે છે અને સામે બેઠેલા સાધુઓને ખોટું ન લાગે જેના માટે બધું ત્યાગ કરીને બેઠા હોય એની ટીકા કરવી તો શું ઈરાદો છે પણ ઈરાદો એમ લાગે છે કે બહુ કરુણાપૂર્ણ છે એ ઈરાદો એટલો સ્પષ્ટ છે અને વ્યક્તિલક્ષી છે વ્યક્તિલક્ષી એટલે મુમુક્ષુને કયા સ્થાનમાં રહ્યાથી પોતાની આત્યંતિકી મુક્તિ સિદ્ધ થાય પોતે પોતાની જે સાધના છે એમાં સફળ થાય એવું કયું સ્થાન એવો કયો માર્ગ છે કારણ કે ઘણા ગૃહસ્થ એ સંસારને છોડીને ત્યાગાશ્રમમાં જવા માટે થનગનતા હોય છે તો એવા પ્રસંગે એવા મુમુક્ષુઓને માટે બિલકુલ વ્યક્તિગત લક્ષી આ માર્ગદર્શન છે કે મુમુક્ષુએ આ પ્રશ્નને ખૂબ ધ્યાનથી સમજવું કે તમારી જે સંસિદ્ધિ છે એ ક્યાં રહીને થવાની છે ત્યારે મુમુક્ષુના ભેદ હોય છે એટલે એવો એક જે મુમુક્ષુનો ભેદ છે એને બહુ સ્પષ્ટ માર્ગદર્શન અહીંયા આપે છે પણ એને આપેલા માર્ગ માર્ગદર્શનને પરંપરામાં બહુ જળવાયું હોય એવું જરાય લાગતું નથી પોતે જાળવું છે પણ પરંપરામાં જે કોઈ ગુરુઓ કહેવાયા એમણે ઓછું ધ્યાન આપ્યું હશે અને હવે તો બિલકુલ અપાતું નહીં હોય તો વ્યક્તિગત મુમુક્ષુને માર્ગદર્શન છે એને ક્યાં સ્થાનમાં રહેવું એવો મુમુક્ષુ પોતાની રીતે જો ગ્રહસ્થાશ્રમમાં ફિટ થતો હોય અને ઉજ્જવળ ત્યાગી જો ત્યાગાશ્રમમાં સ્થિર થતો હોય તો સહજપણે એક બીજો પણ એક ફાયદો થઈ જાય કે ત્યાગાશ્રમ આપોઆપ સ્વચ્છ અને ઉજ્જવળ સ્થપાઈ જાય તો આ હેતુની પાછળ મુમુક્ષુને માર્ગદર્શન છે એટલા માટે શ્રીજી મહારાજ આ પ્રશ્નને વારંવાર ચર્ચે છે તો બહુ સારી વાત છે શ્રીજી મહારાજ મુમુક્ષુને માર્ગદર્શન આપે છે અને પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો છે તો એ પ્રશ્નને ફરીથી થોડો પછી શ્રીજી મહારાજે પૂછ્યું જે એક હરિભક્ત છે તે સંસારને તજીને નિશર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્ય વાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે એને વિચારે કરીને ખોટી કરી નાખે છે એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને એ કરીને ઘરમાં રહ્યો છે સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે હે પરમહંસો સંતો મને આ પ્રશ્નનો જવાબ આપો હા ગીતામાં એમ દેખાય કે અર્જુને પ્રશ્ન પૂછ્યો હોય અને ભગવાન શ્રી કૃષ્ણે જવાબની ઉત્સુકતા દેખાડી હોય આ તો ઉલટું થયું કે ભગવાને જાણે અર્જુનને પ્રશ્ન પૂછ્યો હવે તું મને બતાવ કે આમાં કોણ શ્રેષ્ઠ છે તો પહેલા એક જે કોમ્પિટિશન છે એમાં બે વ્યક્તિઓ છે એક ગૃહસ્થ છે અને એક બીજો ત્યાગી છે તો એની ક્યાં ક્યાં સમાનતા છે તો સમજાય કે આમાં શા માટે એક પક્ષી વલણ ચાલ્યું જાય છે તો પહેલી બાબતમાં ત્યાગી અને ગૃહસ્થ કેટલી બાબતમાં સમાન છે પહેલી બાબત કે ભગવત નિષ્ઠા જે હોવી જોઈએ નિશ્ચય હોવો જોઈએ એમાં બંને ગૃહસ્થ અને ત્યાગી બંને સમાન છે કોઈ ઊંચો નીચો નથી બીજી બાબત કે સંસારની જે વાસના થોડી થોડી વાસના એ ગૃહસ્થને પણ જેટલી છે એટલી ત્યાગીને છે જેટલી ત્યાગીને છે તેટલી ગૃહસ્થને છે નિશ્ચયમાં સમાન છે વાસનામાં સમાન છે ત્રીજી બાબત વૈરાગ્યમાં સમાન છે બેમાંથી એક પણ તીવ્ર વૈરાગ્યવાળો નથી મતલબ મંદ વૈરાગ્યવાળા બંને છે ચોથી બાબત એવી છે કે ત્યાગીને વિચારનું બળ છે તો સામે ગૃહસ્થ ગૃહસ્થને ઉદાસીનતાનું બળ છે બંનેની સામે એક એક સેપરેટ બળ છે તો એમાં પણ સમાન છે બેની પાસે એક મજબૂત હથિયાર છે અને પાંચમી બાબતમાં એ સમાનતા છે કે ત્યાગી જે છે સાધુ છે એ એની પંચ વર્તમાનમાં દ્રઢ સ્થિતિ છે પડતો નથી દેહ કરીને ભ્રષ્ટ થતો નથી પંચ વર્તમાનને લોપતો નથી ભલે મનમાં કંઈક હશે થોડું પણ દેહથી તો એ ક્યારેય પતન પામતો નથી તો પંચ વર્તમાનમાં એ બરાબર સ્થિર છે તો ગૃહસ્થ છે એ આજ્ઞાએ કરીને ગૃહસ્થના ધર્મમાં બરાબર સ્થિર છે આ પાંચ બાબતોમાં બંને ભક્તો સમાન છે અસમાનતા કઈ છે તો બે બાબતોમાં અસમાનતા દેખાય છે એક અસમાનતા છે કે એક છે એ ત્યાગાશ્રમમાં છે ને બીજો ગૃહસ્થાશ્રમમાં છે આ અસમાનતા છે આકાશ પાતાળનો ફર્ક છે અને બીજી અસમાનતા કે જે ત્યાગાશ્રમમાં છે એને બિલકુલ પંચ વિષયોનો વિયોગ છે યોગ છે બિલકુલ એને એનાથી જુદો છે અભાવ છે પંચ વિષયોની સાથે બિલકુલ સંબંધ નથી ત્યાગીને તો એની સામે ગૃહસ્થને પંચ વિષયોનો સંસારના વિષયોનો જોગ છે અને સ્વીકાર પણ છે આ બે મોટામાં મોટી અસમાનતા છે હવે આવો ત્યાગી અને ગૃહસ્થ હોય તો સજ્જનો આપણે વિચારીએ તો આપણને શ્રેષ્ઠ કોણ લાગે નિશ્ચયમાં સમાન છે વાસનામાં સમાન છે વૈરાગ્યમાં સમાન છે વિચાર બળનું ઉદાનશીતામાં સમાન છે અને વર્તમાન ધર્મમાં સમાન છે ગૃહસ્થ ધર્મમાં સમાન છે ઉલટાની બે મોટી અસમાનતા છે કે એક ગ્રહસ્થ આશ્રમમાં છે બીજો ત્યાગાશ્રમમાં છે એક વિષયોનો ભોગ ભોગવે છે અને બીજો વિજયોનો બિલકુલ ત્યાગ કરે છે આવો જ ગ્રહસ્થ આવો ત્યાગી એમાંથી તમને કોણ શ્રેષ્ઠ લાગે બોલો કોણ શ્રેષ્ઠ લાગે ત્યાગી શ્રેષ્ઠ લાગે મને પણ એ જ શ્રેષ્ઠ લાગે તમને પણ એ જ શ્રેષ્ઠ લાગે અને ઈતરને પણ એ જ શ્રેષ્ઠ લાગે આ ત્યાગી કઈ જેવો તેવો થોડો છે ભાઈ અદભુત નિશ્ચય ધરાવે છે પંચ વર્તમાનમાં બિલકુલ સારધાર છે અને વિચારનું મજબૂત બળ છે કે વાસનાને ખોટી કરી નાખે છે અને વિષયોથી બિલકુલ વિરક્ત છે આવો ત્યાગી શ્રેષ્ઠ છે અમને તો જાણે શ્રેષ્ઠ લાગે પણ તમને શ્રેષ્ઠ તો લાગે જ લાગ્યો ને લાગે જ કારણ કે સાવ થુલિયા જેવો એકે વર્તમાન ન પાડતો હોય એ તમને શ્રેષ્ઠ અને હૈયાનો હાર હોય અને એના ચરણ ધોઈને પાણી પી જતા હોય એવો જો તમને શિર તાજ હોય તો પછી આવો તો લાગે એમાં તો શું નવી નવાઈ છે તમારા જવાબ ઉપર કોઈ દિવસ ભરોસો ન રખાય અમને ઊંધે રવાડે તમે ચડાવી દે છતાં પણ નિષ્પક્ષ તો એમ લાગે હૈયામાં કે ત્યાગી તો આવો ત્યાગી મળે ક્યાંથી આજે આવો ત્યાગી મળે ક્યાંથી અને આ ત્યાગી બિલકુલ નિંદા કરવા યોગ્ય નથી માટે આપણને હૈયામાંથી લાગે કે આ શ્રેષ્ઠ છે અને એટલા જ માટે મુક્તાનંદ સ્વામીએ વિચારીને જ કીધું ત્યાગી તો ત્યાગીનો પક્ષ રાખે છે એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે મહારાજ કે સ્વામી પેલો મૂંજાઈને એની મેળે ભેખ લઈને નીકળ્યો છે એવો ત્યાગી એ તમને વાલો લાગ્યો એને શ્રેષ્ઠ કીધો તો આ જે ગૃહસ્થ છે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે એ કઈ રીતે શ્રેષ્ઠ નથી ન્યૂન કેમ છે બોલો જવાબ આપો મને એક અહીંયા આપણને તરત જ મનમાં એક સ્પાર્ક થાય છે કે શ્રીજી મહારાજે એક શબ્દ વિશેષ ઉમેર્યો છે કે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે એ કેવી રીતે ન્યૂન છે ત્યારે આપણને કહેવાનું મન થાય કે બાપલા આજ્ઞાએ કરીને તો ગ્રહસ્થમાં રહે તોય શ્રેષ્ઠ છે અને ત્યાગાશ્રમમાં જાય તોય શ્રેષ્ઠ છે વૈરાગ્ય હોય કે વૈરાગ્ય ન હોય આજ્ઞાએ કરીને જ્યાં જાય ત્યાંય શ્રેષ્ઠ છે આજ્ઞા એના માટે તો અતિશય ઉત્તમ બાબત છે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તો શ્રેષ્ઠ છે આજ્ઞાએ કરીને ત્યાગી થઈ જાય તો પણ શ્રેષ્ઠ છે આ એક બહુ જ વ્યવસ્થિત રીતે તમારી તરફેણ કરવામાં આવી છે છતાં પણ માનો કે એ શબ્દ કાઢી લેવામાં આવે તો પ્રશ્નનો જે જવાબ છે એ વિચારણીય તો બની જ રહેશે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે એ શ્રેષ્ઠ છે નિષ્કુળાનંદ સ્વામી પરમ વૈરાગી જન્મ જન્મજાત વૈરાગીને યોગી છે સદગુરુ રામાનંદ સ્વામીની પાસે જઈને ભર યુવાન વયમાં સાષ્ટાંગ પ્રણિપાત કરીને એમ કહ્યું કે ગુરુદેવ સંસારમાં નથી જવું મને આપનો સેવક અને દાસ બનાવ આપની સાધુ પરંપરા છે એને હું ક્યાંય દાગ અને ઊણી આંચ નહીં લાગવા દઉં રામાનંદ સ્વામીએ કહ્યું કે લાલજી અત્યારે તમારે અહીંયા આવવાની જરૂર નથી અરે સ્વામી મને સંસારમાં એક શ્વાસ લેવો પણ ગમતો નથી રાત અને દિવસ તો મારું મન તમારા ચરણ કમળ પાસે આવવાનું ઝંખે છે મને અહીંયા સ્વીકારી લે રામાનંદ સ્વામી એમ કહ્યું કે ના લાલજી અતિશય તમને આમાં આવવાની ઈચ્છા છે વૈરાગ્ય છે હું જાણું છું તમને સંસારમાં રસ નથી પણ જ્યારે સમય આવશે ત્યારે બોલાવી લઈશું જાઓ અત્યારે તો ઘરબારી થાવ અને સંસારમાં પ્રવેશ કરો આટલો બધો જેને વૈરાગ્ય હોય ને એને ગ્રહસ્થ બનાવો એ ભયંકર છે મતલબ કે એ માણસને કેમ જઈ શકે આવી આજ્ઞાઓ પાળવીને બહુ કઠણ છે ભાવતું તો વૈદ્ય બતાવ્યું એમાં તો બધાને જલસો પડે શિરોપુરીનો પ્રસાદ હોય તો કોઈ હરિભગત ના ન પાડે પણ કડવા લીમડાનો ગુડી પડવાને દિવસે પ્રસાદ હોય ત્યારે એક મંજરી પકડીને હેન્ડ તો થઈ જાય આ ન ભાવતું અને સંસારમાં મોકલવાની આજ્ઞા છે લાલજીએ કહ્યું ભલે ગુરુદેવ જેને સંસારમાં પણ ફાવતું નથી અને એમણે ગ્રહાસ્થાશ્રમ માંડ્યો શેખ પાટના વતની છે પૈણા છે બાળકો છે ફરી વખત ગુરુદેવને એમ પણ નથી કહ્યું કે હવે મને ક્યારે બોલાવો છે સ્વામી આનું નામ આજ્ઞાથી રહેલો ગૃહસ્થ કહેવાય ખોરાસાના રાજાભાઈ મહારાજની પાસે ઘર બારની સમૃદ્ધિને એકત્ર કરીને શ્રીજીના ચરણોમાં આવે ગઢપુરમાં અને મહારાજને એમ કહે કે લ્યો મહારાજ આ મારી સંપત્તિ છે બીજાની મેં બધી સુખરૂપપણે વ્યવસ્થા કરી છે મારી કોઈ ચિંતા કરશો નહીં સંસાર સારો એ સમેટીને આવ્યો છું મને ના મહારાજ ના નહીં પાડશો મને આપના ચરણમાં રાખો અને આપની પરમહંસની પંક્તિમાં ભેળવું શ્રીજી મહારાજે કહ્યું કે રાજા તું તો મનનો રાજા છો એમાં મારી ના નથી પણ હું કહું એ પ્રમાણે કરવું છે કે તારે જેમ ઈચ્છા છે એમ કરવું છે બોલ ધણીનો કોઈ ધણી ખરો અરે મહારાજ આપની જેમ આજ્ઞા હોય એમ જ કરવાનું હોય ને તો તમારે અતિશય તીવ્રતા છે સાધુ થવાની અને આ બધું તો સાફ કરીને આવ્યા છો મનમાં ગાંઠ પાડી છે કેટલા મનસુવા છે તો હું સાધુ ન બનાવું તો તો મહારાજ તમારી મરજી છે તો રાજાભાઈ સાંભળી લો અમારે પર્વતભાઈ અગતરાયના છે ને ખોરાસાની બાજુમાં જ અગતરાય ગામ છે સીમાડો એક પડે અમારે જે પર્વતભાઈ આપણા છે એને બાળકો નાના છે તો જાઓ એમનું ખેતર ખેડો હાથી હાંકો અને ખેતીનું કામકાજ કરો જાઓ રાજાભાઈ એ જ ક્ષણે ઉભા થયા ભલે મહારાજ હું પર્વતભાઈ નું હાથી હાંકીશ આ પણ આજ્ઞા ન પાળી શકાય એવી છે આજે કોઈ મંડળમાં સાધુ પાર્સ સાધુ થવા પાર્ષદ થયો હોય ને અને એને એમ કહેવાય કે તારે આટલો ફેરફાર છે અથવા તો તારો વર્ણાશ્રમનો આવો બાધ છે તો તને ભગવી કંથા નહીં પહેરાવી શકાય તો જ્યાં એવી વ્યવસ્થા હોય ત્યાં ઘૂસ મારી જાય પણ રીએ નહીં એનું કારણ છે કે ઓઢતાની સાથે જ કેટલો માન મર્તબો છે કેટલી પ્રતિષ્ઠા મળે છે બાપજી બાપજી કહેતા ફરે સેવા હોય તો કેજો મા બાપ માવતર સેવા હોય તો કેજો હોય ટીટોડીને ટાંગા જેવો માવતર સેવા હોય તો કહેજો અને આ સદગુરુની અદાથી એમ કે હા ભક્ત કહેજો તમે સેવા નહીં કરો તો ભગવાન કેમ રાજી થશે આવું જે તુરત એક જે વસ્તુ મળે છે આપણે હંમેશા વેશ પૂજક છીએ એટલે ભગવું જોયું નથી પડ્યા નથી આ હીરવાડનું અમારે આપણે ગુરુદેવ એક વાત કરતા કે બધા સંતો સભામાં બેઠેલા પછી સાંજ પડેલા આહીરો બધા પગે લાગવા મંદિરમાં આવે તો બધા સાધુઓ બેઠા હોય ને પછી છેલ્લે પાર્ષદો સફેદ લુગડાવાળા એ ભક્તો બેઠા હોય એટલે જે ભક્તો આવે સંતોને પગે લાગે અને પછી ઉભા થઈને તરત સભામાં બેસી જાય પણ પેલા જે સફેદ કપડાવાળા પાર્ષદો છે એને પગે લાગે જે નારાયણ ન કરે એટલે વડીલ સંતે એમ કહ્યું કે ભાઈ અમારા ભગવા કપડા છે જેમ અમે ઘર છોડ્યું છે એમ આ લોકોએ પણ ઘર બહાર છોડ્યા છે ત્યાગી જ પુરુષ છે માટે એમને પણ પગે લાગવું એને કેમ નથી લાગતા તો એક આહિર કે અમે એવા ભાઈડાને પગે નથી લાગતા તું ભૂલીશ માં ધોળે ભગવે અમારે પાર્ષદ નારાયણ ભગત જો ખરેખર ભગવી ગોદડી પહેરીને બેઠા હોત તો આજે સદગુરુ સંત હોત અને સૌથી પ્રથમ એનું સ્થાન પડતું હોત ગુણ ગુણના ભંડાર હોય પણ આ થોડો ફરક આપણા માનસમાં છે એટલે સૌ કોઈ ભગવું પહેરવા માટે ઉત્સુક થાય અને જો અર્પણ ન કરવામાં આવે તો ઘરે પણ જતા રહીએ એના દાખલા છે ભાઈ એની બહુ લાંબી ચર્ચા ન કરાય પણ સંત થવા આવ્યો હોય એને પછી એક ગ્રહસ્થને ત્યાં પાછો મોકલવો ને એ ખેતી કરવા માટે તો ખેતી તો એને ત્યાં હતી શું ફાયદો પીડ્યો રાજાભાઈ ઉભા થયા મહારાજને પગે લાગીને એમ કહ્યું કે મહારાજ બીજી કાંઈ આજ્ઞા દાસને તો કે ના બસ પર્વતભાઈના છોકરા નાના છે ખેતી કરજો હળ ચલાવજો આપણે શરીરને માટે તો શું જોઈએ બાજરાનો લોટ હોય બહુ થઈ ગયું બસ જાઓ ખેતી કરજો ચાલ્યા ગયા છે ભક્તએ સાતી જોડ્યા છે પર્વતભાઈની ખેતી કરે છે ખોરાસા ગામના લોકો જોઈને હસી કરે પણ એ તો પ્રભુનું ભજન મસ્તીમાં ખેતી કરે છે આશ્ચર્ય તો એ છે કે પર્વતભાઈ એને ઘેર બોલાવીને કહેલો ભગત જમો તો કે ના મને બાજરાનો લોટ ખોબો ભરીને આપી દીધો અરે રોટલા જમો શાક જમો ગાયો ભેંસાના દૂધ દઈ જમો તો કે ના મહારાજની આજ્ઞા નથી મહારાજે એમ કહ્યું છે કે શરીરને બાજરાનો લોટ જોઈએ લોટ ખાઈને રેજો એટલે મને બાજરાના લોટ સિવાય બીજું અઘરાજ છે આવો કોણ મળે બપોર અને સાંજ બે ટાઈમ મુઠ્ઠીભર બબે મુઠ્ઠીભર ભાવે એટલો પાણીમાં લોટ ડોઈ નાખે અને મહારાજનું ભજન કરતા કરતા એ લોટ પી જાય અને ખેતીમાં પ્રવૃત્ત થઈ જાય એક દિવસ એક મહિનો એક વર્ષ નહીં ચૌદ ચૌદ વર્ષ સુધી ખાલી બાજરાનો લોટ પી અને આટલી કાળી મજૂરી એક ભગવાનની વચને કરે એવો એક યોગી તો ખોળિયાવો જેણે ખેતીવાડીમાંથી શેરડીનું બટકું ન ખાધું હોય એક ચીભડાની કાકડી કે ચીભડાનું કટકું ખાધું ન હોય એક જ બાજરાનો લોટ અને પાણી આ કયા દેશના મુક્તો છે એનો કોણ ઘડનાર છે ચૌદ વર્ષ પસાર થયા શ્રીજી મહારાજ અવારનવાર આવે રાજાભાઈ સભામાં બેઠા હોય પણ એને એમ પણ નથી પૂછતા કે ભગત ખાધે પીધે કોઈ તકલીફ નથી ને પૂછે એ બીજો માલિક પૂછે નહીં અને સેવક કોઈ દી એમ ન કહે કે મહારાજ હું આવું સમજો છું તમે રોટલી બોટલી ખાઉં આપણે દવાખાને જાય છે તો ડોક્ટરનું લોહી પી જાય છે અથાણું ખાઉં પાપડ ખાઉં ઈડલી ખાઉં ઢોસા ખાઉં ભાઈ ઠોહાય ખા કોઈ પૂછતું નથી ચૌદ વર્ષના વાણા ગયા તો છોકરા તો મોટા થાય મહારાજ અજાણ્યા બની એક દિવસ જયારે અગતરાઈમાં બેઠા છે પરોતભાઈ બેઠા છે છોકરા બેઠા છે રાજાભાઈ બેઠા છે ને કીધું પરોતભાઈ આ છોકરા કોના અરે મહારાજ આપણો ટપુડો છે લે આ તો બહુ મોટા થઈ ગયા આવડા મોટા છોકરા થઈ ગયા છે તો પછી અમારા રાજાને શા માટે રાખ્યો છે હવે એને છોડી મૂકો છોડી મૂકો અમારે ત્યાં મોકલી દો અરે રે મહારાજ મારા મનમાં તો ઘણી વાર એમ થાય છે કે આવું શા માટે કરવું જોઈએ હું મોકલી આપું છું રાજાભાઈને લઈને મહારાજ ગઢડા આવ્યા એક દિવસ બે બેઠા છે વળી મહારાજે પૂછ્યું કે રાજા સાધુ થવું છે કે અમારું કહ્યું કરવું છે લ્યો હજી શું બાકી છે આપણી જેવો તો ફફડી જાય ચૌદ વર્ષ માંડ ગયા છે બાપા હવે કોકની ખેતી કરવા પાછો મોકલવો લાગે છે હવે મારા હાડ હાલે એમ નથી પેલા જ આકડો થઈ જાય ના મહારાજ જેમ કહો એમ દાસ કરવા માટે તૈયાર છે એમ ધામમાં જવું છે અરે મારા સાધુ થઈને ત્યાં જવું છે ગૃહસ્થ થઈને ત્યાં જવું છે જીવતા તમારી પાસે છું મરીને તમારી પાસે જઈશ તો જાઓ અમે તમને અમારા અક્ષરધામમાં મોકલી આપીએ છીએ શ્રીજી મહારાજે રાજાભાઈનો દેહ ત્યાગ કરાવી દિવ્ય વિમાનમાં બેસાડીને હર્ષભેર પોતાના સ્વરૂપમાં સમાયો આને આજ્ઞાથી ગ્રહસ્થ ઘરમાં રહ્યો એમ કહેવાય આ બધા બેઠા છો તમે બધા આજ્ઞાથી ગરી ગયા છો આમાં કેટલાય આજ્ઞા લીધી છે પૂછવાય નથી આવતો વર્ષ બે વર્ષ થાય એટલે આવડું ટેટું લઈને આવે સ્વામીજી કંઠી આજ્ઞાએ કરીને ગૃહસ્થ આવો ગૃહસ્થ જે રહ્યો છે આજ્ઞામાં થોડું સમજી પણ લઈએ વિશેષ એક આજ્ઞા પરમેશ્વરની પ્રગટ હોય હાલ હવાલ હોય એક આજ્ઞા ચોખ્ખું સમજાઈ જાય ભાઈ એક આમ તો એક આમ જેમ કહે તેમ બીજો ક્રમ છે સદગુરુ સંત જેમ રામાનંદ સ્વામી છે એમ સદગુરુ સંત કે ભાઈ તારે સાધુ નથી થવાનું તારે ગૃહસ્થમાં રહેવાનું છે ભાઈ તારે ગ્રહસ્થાશ્રમમાં નથી રહેવાનું તારે અમારી પાસે રહેવાનું છે આજ્ઞા સ્પષ્ટ છે અને ત્રીજો પ્રકાર છે શાસ્ત્રમાં સ્થાપિત આજ્ઞા શાસ્ત્રમાં આજ્ઞા છે કે જે માતા પિતાને એકનો એક સંતાન હોય માતા પિતા વૃદ્ધ હોય અશક્ત હોય રોગી હોય આજીવિકાનો પ્રશ્ન હોય એવા પુત્રએ ક્યારેય સંન્યાસ ધારણ ન કરો માતૃ પિતૃની સેવા છે એ પરમેશ્વર સેવા જેવી છે આખા ઘરનો વ્યવહાર એની માથે હોય બહેનો દીકરીઓ આ તે બધા નાના હોય એના વરાવા પરણાવાના પ્રસંગ હોય તો કોઈ દિવસ ગ્રહસ્થે બાળ બચ્ચાને પત્ની પરિવારને દુઃખી કરીને સંન્યાસનો માર્ગ ન લેવો એ શાસ્ત્રમાં નિષેધ એટલે કે ના પાડવામાં આવી છે ન માર્ગ અપનાવવો પણ આજે ઘણા એવા ઓવરફો વૈરાગી નીકળ્યા છે સંતો કે આવાઓને પરાયણે પરાયણે ત્યાગાશ્રમમાં ભેળવે છે જે શાસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ છે આજ્ઞા એ કરીને ઘરમાં રહ્યો હોય મૂળ બાબત મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે મહારાજ એ ત્યાગી શ્રેષ્ઠ છે એટલે મહારાજે એમ કહ્યું કે આજ્ઞા એ કરીને ઘરમાં રહ્યો છે એ કઈ રીતે શ્રેષ્ઠ નથી મને જવાબ આપો ત્યારે આમાં વિસ્તાર નથી પણ હકીકત એવી ચર્ચા આપણે મનમાં લઈએ તો દેખાય આવે મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે મહારાજ બહુ સીધી વાત છે કે પેલો ત્યાગી છે એને વિષયોનો બિલકુલ ત્યાગ છે મહારાજ કેવો ચોખ્ખો છે ભલે સંસારમાં થોડી વાસના વાસના છે તો ગૃહસ્થને પણ છે પણ ગૃહસ્થ છે એ ભોગ ભોગવે છે વિષયોમાં સ્વીકાર છે અને ત્યાગી તો બિલકુલ સંસારના વિષયોથી વિરક્ત છે માટે ત્યાગી શ્રેષ્ઠ છે અને વાત આપણને વજૂદવાળી લાગે ભોજનનો રસ ભોજનનો સ્વાદ ભોજનની વાસના સમજો બે વ્યક્તિ છે બેને સમાન છે એક જણો ભોજનની જે વાસના છે એને વિચારે કરીને ખોટી કરી નાખીને આખું વર્ષ ચોવીસ એકાદશીના નકોરડા ઉપવાસ કરે એક બીજો છે એ ભોજનની વાસના છે એને અનુરૂપ બનીને એ ફલાહાર કે જમે તે ભોજન કરી અને એકાદશીને દિવસે આહાર કરે છે ભલે ફલાહાર કરે છે પેલો ચોવીસે એકાદશીઓને નિર્જણા પસાર કરે છે પેલો વાસનાને અનુરૂપ બનીને ભોજનનો સ્વીકાર કરે છે તો સજ્જનો આ બેમાંથી શ્રેષ્ઠ કોણ લાગે ઉપવાસી રહેનારો શ્રેષ્ઠ લાગે કે જે વિચારના બળથી ભોજનની વાસનાને તોડી નાખે છે અને પેલો વાસનાને અનુરૂપ ભોગનો સ્વીકાર કરે છે તો નિરાહારી તો શ્રેષ્ઠ જ લાગે એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ આ ત્યાગી છે સાંસારિક વિષયોથી નિરાહારી છે માટે ખરેખર શ્રેષ્ઠ છે આમાં જરાય ખોટું નથી ગ્રહસ્થ તો આહારી છે સંસારનો આહાર કરનારો છે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી એમાં એણે ખોટું શું કરી નાખ્યું ગ્રહસ્થ છે તો ગ્રહસ્થના ભોગનો સ્વીકાર કરે છે એ એને શોભારૂપ છે એમાં એને ખોટું શું કર્યું કે તમે એને ઉડાવી દો છો મુક્તાનંદ સ્વામી કે મારા વાલા એ તકલીફ મને એ લાગે છે કે વિષયનો ભોગ ભોગની વાસનાને વધારે ન જાતું કામ કામાના ઉપભોગે ને સામ્યતી હવિષા કૃષ્ણ વર્તને એવ ભૂય એવા અભિવર્ધતે શાસ્ત્રનો સિદ્ધાંત છે કે ભોગ ભોગવે તો ભોગની વાસના વધે ઘટે નહીં તો ગૃહસ્થને વાસના વધશે અને ત્યાગીને એ ફાયદો છે ભોગ ભોગવતો નથી એટલા માટે એ શ્રેષ્ઠ છે વાસના ન વધે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી એ ભોગ ભોગવે છે પણ એની પાસે તો ઉદાસીનતાનું કેટલું મોટું બળ છે માટે એને વાસના વધે જ નહીં ઉદાસીન છે અને ઉદાસીનતા એવું મોટું પરિબળ છે કે એની વાસનાને કાપી નાખે તમે કેમ સમજતા નથી મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું પણ એમ કહું છું તમે કેમ સમજતા નથી કે જેમ એને ઉદાસીનતાનું બળ છે તો આ ત્યાગીને વિચારનું બળ નથી એની રક્ષા ન કરે અને કરી બેઠો છે એમ તો તમે કયો છો કે વાસનાનો એ હ્રાસ કરી નાખે છે વિચારનું બળ છે એને ઉદાસીનતાનું બળ છે મુક્તાનંદ સ્વામીએ બરાબર ત્યાગીનો પક્ષ રાખ્યો છે એડવોકેટ બન્યા છે છોડું નહીં દાસ મૂર્તિ છે પણ દલીલમાં જરાય અધૂરા ઉતર્યા નથી એને ઉદાસીનતાનું બળ છે તો મહારાજ ત્યાગીને વિચારનું બળ છે કઈ રીતે એમ એ રક્ષા ન થઈ શકે શ્રીજી મહારાજ કે સ્વામી સ્વામી સ્વામી એને વિચારનું બળ છે હું હા પાડું છું પણ દેશકાળ વિપરીત થશે ત્યારે બુદ્ધિ જ ફરી જશે તો બુદ્ધિ ફરી જશે તેનો વિચાર ઉભો ક્યાં રહેશે હા મહારાજ એને દેશકાળ લાગે એમ એ સંતના સમાગમમાં બેઠો છે મહાન સાધુ પુરુષના સાનિધ્યમાં નિવાસ કરે છે તો એને દેશકાળ શાનો કે જે દેશકાળથી તમે મને બીવડાવો છો મહારાજ કે સ્વામી એના દિલમાં થોડી થોડી વાસના છે ને એ રાગ છે ને એ જ એને દેશકાળ ઉભો કરશે કઈ રીતે એનામાં થોડો થોડો રાગ છે એટલે ક્યાંક ડોકું કાઢશે એટલે જે મોટો સંત છે એ જરા એને રોકશે ટોકશે આંખમાં દેખાશે તો એ મોટો સંત એને કહ્યા વગર નહીં રહે અને ન કહે તો મોટો સંત નથી મોટો સંત નથી તો દેશકાળે ભરડો લીધો જ છે અને જો મોટો સંત છે તો એને રોકશે ટોકશે રોકશે ટોકશે એટલે થોડી થોડી જાવા થાય છે એટલે પેલાને એ ગમશે નહીં અને મોટા સંતનું વચન ગમે નહીં એ જ મોટા મોટો વિપરીત દેશકાળ છે સ્વામી જેને સંતનો અભાવ આવ્યો તો ભલે સાથ સાથ નિવાસ કરે તો એને દેશકાળ સારો ન રહ્યો વિપરીત દેશકાળ થઈ ગયો હવે આપ બોલો મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા હવે તમે ઉત્તર કરો મારું કામ નથી પછી શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો છે શ્રીજી મહારાજ બોલ્યા કે ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતી વાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય એવા ત્યાગી કરતા તો ગૃહસ્થ ઘણો સારો કેમ જે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે જે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે છે માટે ત્યાગી તો તે ખરો જેણે સંસાર મૂક્યો અને પાછી સંસારની વાસના રહે જ નહીં અને ગૃહસ્થ તો વાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે આ ઉત્તર આપ્યો પેલી બાબત એ સમજી લઈએ કે શ્રીજી મહારાજને ન તો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ કરી બતાવો છે કે ન તો ત્યાગાશ્રમ શ્રેષ્ઠ કરી બતાવો છે ન તો એ ગ્રહસ્થાશ્રમના પક્ષકાર છે કે ન તો ત્યાગાશ્રમના પક્ષપાત છે ત્યાગી થાય તેને હેત ઘટી જાય અને ગ્રહસ્થ થઈ જાય તો હેતના ઘૂંટડા આવે એવું આમાં કંઈ દેખાતું નથી એનો એક હાર્દ છે અને સારા એ વચનામૃતમાં પથરાયેલો છે એના એ પક્ષકાર છે પક્ષકાર શું છે કઈ બાબતના કે ભગવાનનો ભક્ત ચાહે ત્યાં હો પણ એનું મન નિર્વાસનિક થવું જોઈએ આ એમનો મૂળ ઉદ્દેશ અને લક્ષ્ય છે હવે તમે ગ્રહસ્થાશ્રમી રહો કે ત્યાગાશ્રમી રહો પણ મન છે એ નિર્વાસનિક જોઈએ મન નિર્વાસનિક નથી થયું તો એ પુરુષોત્તમના સુખને પામી નહીં શકે આપણા મનમાં જે એક સમાજની અંદર જે પ્રવર્તિત ભ્રાંતિ છે કે ત્યાગી થયા એટલે કલ્યાણ તો થઈ ગયું બસ પછી તો બીજાનું કલ્યાણ કરે એટલું એના વ્યાજમાં શ્રીજી મહારાજ એવા ત્યાગીઓનો કોઈ ઉપરાણું કે એવું લેતા નથી કપડાં પહેરી લીધા અને આશ્રમ સ્વીકાર્યો ત્યાગી છે એ મુક્તિને પંથે જતો જાય એવું નથી જેની વાસના મરી છે એ પરમ પદને પામે નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામ વિનિવૃત્ત કામ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞેર ગચ્છંત્યમૂઢા પદમવ્યયમ તત્ આવો જે થયો છે એ પુરુષોત્તમના સુખને પામે મન નિર્વાસનિક જોઈએ જો મનમાં વાસના પડી છે તો એટલી ભવ ભટકણ છે એટલી જ પીડા છે એટલો પુરુષોત્તમના સુખથી દૂર છે આ એમનો મૂળ પોઈન્ટ છે એટલા જ માટે જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે વાસનાને તો વચ્ચે લાવે જ છે અંત્યના ઓગત્રીસમાં વચનામૃતમાં આ જ પ્રશ્ન બરાબર વ્યવસ્થિત પૂછ્યો છે એ પણ પોતે જ પૂછ્યો છે જો ધ્યાનથી સાંભળો શ્રીજી મહારાજે કહ્યું કે બે સત્સંગી છે બંનેની અવસ્થા વીસ વીસ વર્ષની છે જે વર્ષે જે ઉંમરે ત્યાગાશ્રમ સ્વીકૃત થતો હોય મને લાગે છે કે એ વખતે મહારાજે ત્યાગાશ્રમની દીક્ષાની ઉંમર વીસ વર્ષ બાંધી આપી હશે જેમ આપણા પૂજ્ય ગુરુદેવે એટલો યુવાન હોવો જ જોઈએ અઢારથી વીસ વર્ષનો હોય એસએસસી પાસ કરેલો હોય એવા ને જ ચાન્સ આપતા એમ શ્રીજી મહારાજે એ વખતે એક સ્કેલ બાંધી આપ્યો કે વીસ વર્ષનો છોકરો તો હોવો જ જોઈએ નાનું ટેટું મોંમાં દૂધ ગંધાય એવું હેંડે નહીં તો બે સત્સંગી છે વીસ વીસ વર્ષની અવસ્થા છે બંનેને નિશ્ચય હેત ભક્તિ ઉપાસના અને ધર્મ એ બરાબર છે કોઈ વચ્ચે ઓછો નહીં તો આ બે છે એને તીવ્ર વૈરાગ્ય બેમાંથી એક એકેયને નથી તો હવે મને એ બતાવો કે વિષય ભોગમાં જે તીક્ષ્ણ વૃત્તિ છે એક પરણીને સ્ત્રી મળી એટલે સંસારી થયો અને એકને સ્ત્રી ન મળી એટલે ત્યાગી થયો સાંખ્ય યોગી થયો બંને તીવ્ર વૈરાગ્ય તો નથી એક ગ્રહસ્થ થઈ ગયો એક ત્યાગી થઈ ગયો ઉંમર સરખી છે નિશ્ચય હેત ભક્તિ ધર્મ અને વૈરાગ્ય સરખા છે એકને સ્ત્રી મળી એકને ન મળી એક ત્યાગી થયો એક ગૃહસ્થ થયો તો હવે એ બતાવો કે આ બે માંથી વિષય ભોગની જે તીવ્ર ઈચ્છા વાસના છે એ બેમાંથી કોની ઓછી થાય આ જે ત્યાગી થયો એની ઓછી થાય કે આ વાસના પેલા ગૃહસ્થની ઓછી થાય કેવો પ્રશ્ન આવા પ્રશ્નોને આપણે ક્યારેય વિચારતા જ નથી એટલે શ્રીજી મહારાજે પણ ત્યાં સુકમુનિએ પ્રશ્નના જવાબ કરવાની જરા લીધી પણ મહારાજે બધા જ ઉત્તરો ખોટા ખોટા કરતા એમ જવાબ આપ્યો કે પેલો ગ્રહસ્થ છે એ સારો આ ત્યાગી ભૂંડો વળી ઉડાડી નાખ્યો ત્યાગી ત્યાગી ભૂંડો કારણ કે એને તો તીવ્ર વૈરાગ્ય મૂળથી નથી માટે વિષયોને મિથ્યા જાણ્યા નથી અસત્ય જાણ્યા નથી આત્મનિષ્ઠા છે નહીં એટલે વિષયોનો યોગ થતા એ વિષયોમાં બંધાઈ જશે માટે તીવ્ર વૈરાગ્યવાળાએ સંસારનો ત્યાગ કરવો મંદ વૈરાગ્યવાળાએ સંસારનો ક્યારેય ત્યાગ ન કરવો અને જો મંદ વૈરાગ્યવાળો સંસારનો ત્યાગ કરશે તો એના ત્યાગમાં જરૂર વિઘ્ન આવશે વર્ષે બે વર્ષે દસ વર્ષે એને જરૂર ત્યાગમાં વિઘ્ન આવશે આવશે ને આવશે આ રીતે મહારાજે ત્યાં પણ ઉત્તર આપ્યો તીવ્ર વૈરાગ્ય વાળો ત્યાગને પંથે જાય બહુ પોતે સ્પષ્ટ વિચાર ધરાવે છે તીવ્ર વૈરાગ્ય વાળો હવે કોને કેવો કારણ કે લગભગ એવું હોય પોતે ગુરુ પોતાના ચેલાને તીવ્ર વૈરાગ્ય માનતા હોય છે અને જે સાધુ થવા થનગનતો હોય એ પણ એના મા બાપને કહેતો હોય હું તીવ્ર વૈરાગી છું કોઈ પૂછે તો એ એમ જ નિષ્કુળાનંદ સ્વામીના પદ બોલતો હોય કે સ્વપ્ન ગમે નહીં મને સંસાર ધીરો રહે તો તીવ્ર વૈરાગ્યનું બેરોમીટર મીટર શું તો પહેલી બાબત એ ધ્યાનમાં લેવા જેવી છે તીવ્ર વૈરાગ્ય વાળો એ કહેવાય કે જેને ત્યાગાશ્રમની પ્રેરણા કોઈની પાસેથી લેવી ન પડે સ્વયં સ્ફુરિત હોય એ તીવ્ર વૈરાગી કહી શકાય એ જ તીવ્ર વૈરાગી શંકરાચાર્ય કોને ગુરુ કરીને એમ પૂછ્યું બાપજી હું સાધુ થાઉં પૂછ્યું આઠ વર્ષની ઉંમરે એમણે માને કહી દીધું મારે સંસારમાં નથી રહેવું મારે ત્યાગી થઈ જવું છું સંન્યાસી થવું છું તીવ્ર વૈરાગી જેને કોઈની ઇન્સ્પાયરેશન કોઈની પ્રેરણાની જરૂર ન પડે એ તીવ્ર વૈરાગી છે પહેલેથી જ નીકળી ગયેલો છે રામાનંદ સ્વામી કોને પૂછવા ગયા હતા કે મારે અયોધ્યા છોડી અને મારે પરિભ્રમણ કરવું છે કોને પૂછ્યું તું બોલો તીવ્ર વૈરાગી છે સમર્થ રામદાસજી શિવાજીના ગુરુ એને કોને પૂછ્યું તું કે મારે સાધુ થવું છે અરે લગ્ન મંડપમાં ચાર ફેરા ફરાવાનું તૈયાર છે વિધિ ચાલે છે ગોરદાદા એમ બોલ્યા કે કન્યા બદરાવો સાવધાનો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરોડોધ્વજ મંગલ પ્રતિકાક્ષો મંગલાયતનો હરિ તરભાણામાં વિષ્ણુ ભગવાનને ઊંધા મૂકીને પાવલી મૂકો કન્યા બદરાવો સાવધાન સાવધાન શું કામ બોલે છે હજી ભાગવાનો સ્કોપ છે સમર્થ રામદાસજીએ પેલા દાદાને પૂછ્યું દાદા આ સાવધાન શું બોલ્યા તો કે હવે કન્યા પધારશે પછી અત્યારે જે તને કોર કંધા છો એ નહીં રહી શકો જુવાન મારો ઢીંઢો ભાંગી ગયો છે એટલે આ સંસારમાં હવે હું પછી હા ફેરા ફેર્યા પછી પૂરું થયું એમ કે અને રામદાસ સમર્થ રામદાસજી છલાંગ મારી મંડપમાંથી કૂદી અને અંધારમાં ઓગળી ગયા ક્યાં ગયો જુવાનનો પત્તો લાગ્યો નીકળી ગયા એ શિવાજીના ગુરુ સમર્થ રામદાસજી કોને પૂછે છે કોઈને નહીં બીજી એક બાબત કે એને કોઈ સંત પેલા તો કોઈ પ્રેરણા નથી લેતો એ બાબત જોઈ બીજી બાબત એ છે કે જેને કોઈ સમર્થ સંત એમ કે ભાઈ ચલો સાધુ થઈ જાઓ એ જ ક્ષણે જે બધો સંસારનો અંચળો છોડી દે એ તીવ્ર વૈરાગી છે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે ભૌમિયા તરીકે લીધા પછી આધોયમાં આવીને એમ કીધું કે લાલજી હવે ક્યાં સુધી આ સંસારમાં પડ્યું રહેવું છે અરે મહારાજ આ છોડ્યું ક્યાં ઘર દૂર ક્યાં પોતે એ જ ક્ષણે વૈરાગી અઢાર પરમહંસો જે થયા એક એક ગામ ધણી દરબાર ને મહારાજ એટલું એટલું લખે કાગળ મળે નીકળી જાઓ અને બધા ઘર છોડી નીકળે કોઈ ભળામણ કરવા પણ ન રહે કે આટલા પૈસા અહીંયા પડ્યા છે આ ખેતર છે આટલી વાડી છે એમ એમ પહેરેલે કપડે ગેરુઆ કરી નીકળી જાય આ તીવ્ર વૈરાગી છે કાનમ દેશમાં સારંગ ગામના સીમમાંથી રામાનંદ સ્વામી નીકળે ને એક પટેલિયો યુવાન ખેડૂત ભર યુવાન વયમાં હળ ચલાવે એને રામાનંદ સ્વામી એની પાસે જઈને ખભા ઉપર હાથ મૂકીને એમ કહ્યું કે લ્યા આમનમ આ બધા ક્યાં સુધી ઢસરડા કરવા છે અમારી સાથે ચાલો એમનમ હળ ઉપર રાસ મૂકી અને એ જુવાન નીકળી ગયો રામાનંદ સ્વામી એને દીક્ષા આપી ભગવી કંથા આપી એનું નામ આપણે ભાઈ રામદાસજી સ્વયં પડ્યું આ બધા તીવ્ર વૈરાગી છે એટલે તીવ્ર વૈરાગી વાળાને માટે મહારાજ એ બાબત બતાવે છે કે એમણે સંસાર છોડી દેવો છૂટી જ જાય છે પણ જે મંદ વૈરાગી છે એની વેદની સાંખ આપીને એમ કહ્યું કે એવો જે મંદ વૈરાગી છે એમણે તો જે વિષય ભોગની તીક્ષ્ણ ઈચ્છા છે વાસના છે એને ટાળ્યાને અર્થે ગ્રહસ્થાશ્રમ કરવો વિષય ભોગની જે તીખી વાસના છે એને ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો પછી વાનપ્રસ્થ થવું પછી સંન્યાસ થવું આવો ક્રમિક વૈદિક પરંપરા છે એટલે મૂળ બાબત એ આવી કે વાસના હોય તો મહારાજ કહેતા નથી કે તમે સાધુ થાવ અને જો વાસના હોય તો એને ગ્રહસ્થાશ્રમમાં જોડાવું જેથી કરીને વિષય ભોગની તીક્ષ્ણ ઈચ્છા છે એ ટળે મૂળ ઉદ્દેશ તો વાસના ટાળવાનો જ છે વાસના ટળે તો પ્રભુનું પદ પામે કઈ અક્ષરધામની અંદર કઈ વચ્ચે પાર્ટેશન નથી કરવામાં આવ્યું કે ત્યાગી થઈને જેટલા અહીંયા આવ્યા હોય આ જમણી બાજુ બેસે ગ્રહસ્થાશ્રમમાં રહીને પછી અક્ષરધામમાં ગરી ગયા એ બધા ડાબી બાજુ બેસે એવું તો ત્યાં છે નહીં કારણ કે આત્મા ન તો સ્ત્રી છે ન તો પુરુષ છે ન તો ત્યાગી છે ન તો ગ્રહસ્થ છે તો વાસનાની બાબત તો ગ્રહસ્થાશ્રમમાં એવું શું લાપચી સુરમું છે કે આમાં કંઈક સુવિધા પડે છે તો એ જરા જોઈ લેવા જેવું છે એટલે શ્રીજી મહારાજે પણ અહીંયા કહ્યું કે જે ત્યાગી થયો અને કાચી વાળો હોય કાચી વાળો એટલે મંદ વૈરાગી જેની આગળ ચર્ચા થઈ તે અને જો એને સારી પેઠે ખાવા મળે તો સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અને જો દુઃખ આવી પડે તો પણ સંસારની વાસના ઉદય થાય છે હવે આ ત્યાગાશ્રમની આ મુસીબત બતાવી પરમહંસો ધ્યાનથી સાંભળતા છે ને ગ્રહસ્થો સાંભળતા છે અત્યારે જેમ તમે સાંભળો છો તો મહારાજે એમ કહ્યું કે ત્યાગીને આ તકલીફ છે કાચી બુદ્ધિવાળો છે અને સારી પેઠે ખાવા મળે તો હવે તમે સાંભળો કે હકીકતે ત્યાગીને એ વખતે ખાવા નહોતું મળતું એમ કહી શકાય આજે તો ક્યાં તાણ છે બાપલા હવે તો આ પ્રશ્નમાં તો સમજવાનું શું રહ્યું કાચી મતીવાળો હોય ને ખાવાનું સારી પેઠે મળે ખાવાનો ક્યાં પાર છે કંટોલાનું શાક ખાઉં ટીંડોરાનું શાક ખાઉં દૂધીનું શાક ખાઉં શું ખાઉં ચૂરમા ખાવ લાપસી ખાવ મોહનથાળ ખાવ એકાદ દિવસ ન થયો હોય ત્યાં વળી હરિભક્ત આવે મા બાપ રસોઈ મારી રસોઈ પાકી ચહ ચહતા ચૂરમાને લાડુ લેજો તમે નહીં લ્યો તમારું કલ્યાણ કેમ થાય એનો મતલબ કે તારું જે થવું હોય એ થાય પણ મારું કલ્યાણ કરી લો એટલે તમે જમો ખાઓ બસ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે ભાઈ રોજ બરફીની માટલીઓ આવે તો કોણ ખાધા વિનારીએ રોજનો આ સંસર્ગ છે તો ભોગ ભોગનું કામ કરે સુરતમાં મહારાજ જયારે પધાર્યા ને તો સુરતમાં સુરતમાં એ વખતે બરફી બહુ ભેટ મૂકતા બધા જે હરિભક્તો એને માટલી ભરી ભરીને બરફી મૂકે પ્રસિદ્ધ આઈટમ હશે એ વખતની પછી મહારાજ સુરતમાં દસ દિવસ રોકાયા અરદેશરને જે મળ્યા ને એ બધો પ્રસંગ ચાલતા થયા તો અમુક સંતોએ બરફીની માટલી એક એક ભેળી લઈ લીધી એ વખતે આગળ જતા મહારાજ નદી આવી એટલે ત્યાં પછી કે હવે આપણે અહીંયા વિરામ કરીએ અને થોડી વાર પાણી વાણી પીએ અને કંઈક ટીમણ કરીએ એટલે બેઠા હાથ પગ ધોયા જળપાન કર્યું એટલે પેલા સંતો એની પાસે માટલી હતી ને બરફીને એ લઈને મહારાજ આગળ મૂકી લ્યો મહારાજ અમે તમારા માટે જ લીધી છો હો મહારાજ કે આ શું છે બરફી છે મહારાજ અમને એમ હતું કે રસ્તામાં ખાવા તો જોશે ને એટલે લઈ લીધી છે એટલે મહારાજે તરત કીધું મુકુંદ બ્રહ્મચારી તો કહા મહારાજ ત્યાગીને આવું ખાવું એ શોભા નથી દેતું એટલે સાથવો ક્યાં છે આપણો અને ભડકું જે શેકેલા ઘઉં બાજરાનું હતું એ મૂળજી બ્રહ્મચારી પાસે આ ભગવાન ભેળું રખાવતા અને એ સાથવો અને મીઠું અને નદીનું જળ મહારાજ પોતે ખાધું હવે ઓલા જે બરફી લઈને આવ્યા માટલિયું વાળા એનું શું થયું શક્યો એમને બધા હાલી નીકળ્યા માટેલિયું એ નદીના તટમાં એમને કોઈના મરેલાની વાહે લાડવા મૂકે એમ પડી રહી ભાઈ તો રોજનો સંગ છે તો આવું થઈ જાય અને બને એટલા માટે ભોગ છે એ એનું કામ કરશે એમાં તો એ જ બચે કે જે પોતે બેલેન્સ રાખે અને તપ અને ત્યાગનો માર્ગ રાખી લે જેમ તમારે આપવાનો ધર્મ છે એમ સાધુને એને છોડવાનો ધર્મ છે અને જે પોતે બેલેન્સમાં વર્તી અને જીવનને જરા વ્યવસ્થિત કરી નાખે સમજી લઈએ કે એવો જો બળ્યો હોય તો આ જે ભોગ છે એનાથી બચી જાય એટલે કાચી મતીવાળો હોય તો થોડો રહી જાય તરત જ બીજો પોઈન્ટ મૂક્યો કાં સુખ હોય ને કાં દુઃખ હોય ત્રીજું તો કંઈ છે નહીં માનો કે આવી રીતે સુખમાંથી ત્યાગનો બરાબર પકડી રાખે અને નીકળી જાય તો મહારાજે તરત બીજી બાબત મૂકી કે દુઃખ જયારે આવી પડશે ત્યારે પાછી સંસારની વાસના ઉદય થશે અને એ બાળક એટલું જ સાચું છે પાછું અહીંયા હેરાન થાય માન અપમાન થાય કોઈ સેવા પ્રવૃત્તિમાં વધારે જોડે ને પછી કંટાળે અને પછી એમ થાય કે આના કરતા ઘર શું ખોટું હતું આના નાની જો બાબતો આટલું એટલું કરવું ને આટલા એટલા ઢસરડા છતાંય જો આજ રહેતું હોય તો આના કરતા ઘેરે તો આના કરતા હિંડોળા ખાઈટ ઉપર ઝૂલતા ને છતાંય મજા કરતા અહીંયા તો કોઈ આપણું વાન સાચવતું નથી અને ત્યાં તો મારી બા કેટલા મારી પાછળ મારા બાપા તો મારું મોઢું જોયા વગર જમતા નતા અને આ સાધુ એ તો મને શું બળદ જેવો સમજ્યો તો મારે ક્યાં હજી જમીન નથી હો વિઘાનો પાટડો પીડ્યો છે એટલે તરત જ વિચાર ફરી જાય અમદાવાદમાં એક જ પૂર્ણાનંદ સ્વામીને કોગળા કરવા માટે ઘી ન આપ્યું તો એ ગજા ગઢવી જે પૂર્ણાનંદ બન્યા હતા એમણે કીધું કે શું આ પીડ્યું છે અમારા ભાગમાં કઈ નથી આવા અપમાન ખાવા માટે હું નથી બેઠો અને પૂર્ણાનંદ સ્વામી ત્યાગાશ્રમની કંથા ફેંકીને ગૃહસ્થ થઈ ગયાના દાખલા છે આજે પણ એવું બનતું હોય છે કારણ કે અહીંથી દુઃખી થાય એટલે તરત એ વિચારો આવે છે એટલે મહારાજે આ મર્મને પણ રજૂ કર્યું હવે આમાં સંતોને કંઈ બોલવા જેવું રહેતું નહોતું એટલે હવે કોઈ બોલતું જ નથી મૌન પણ સાંભળતા જ જાય છે તમારે જે કેવું હોય ડિસેક્શન કરી નાખવા તો આ જે દુઃખ છે એ એને સંસારની વાસના ખેંચે છે કારણ કે સામે એને એક સ્કોપ દેખાય છે તો સામે પક્ષે જે ગૃહસ્થ છે એને મહારાજ એમ કહે છે કે એને જ્યારે સુખ આવી પડે ત્યારે એમ સમજે કે ઓહો આમાંથી મને તો બંધન થશે અને હું આમાં બંધાઈ જઈશ માટે ઉદાસ થઈ જાય અને મતિ મૂંઝાઈ જાય ભોગ આવે ત્યારે અને પેલા સાધુને તો એ ભોગ આવે ત્યારે એમ થાય કે ગ્રહસ્થો આપણી સાથે ન જોડાય તો કોની સાથે જોડાય હકીકત તમે જોવા જાવ ને તો સાધુઓ બીજાનું સારું કરવામાં પોતે દખી થઈ જાય લ્યો આ મોટામાં મોટી ખોટી એને છે કે આ લોકો આપણી સાથે ન જોડાય તો પછી કઈ રીતે હરિભક્તોને રાજી કરવા જોઈએ એ રાજી કરવા કરવામાં જ પોતાનું બગડી જાય અને ગૃહસ્થને એ નથી એને તો સતત એમ લાગે કે મર્યા મતી મુંજાઈ જાય હે તમારી બધાની મૂંઝાઈ છે ને મૂંઝાય છે મુંજાઈ જેટલાની મુંજાતી હોય તો આંગળી ઊંચી કરાય ઘેર દીકરાનો જન્મ થાય ને રોવું આવ્યું હોય પાંચ લાખ રૂપિયા મળ્યા હોય એ તો બહુ ઘરમાં હેરાન થયા છો એટલે આંગળી ઊંચી કરો છો પણ એક લાખ રૂપિયો એક દિવસમાં વાત વાતમાં મળી જાય તો કયો હરિભગત ખુશ ન થાય એક બંગલો સેજ સેજ વાત વાતમાં જો મળી જતો હોય તો કયો કુદકા ન મારે કોની મતી મૂંજાય છે આ તો એની મુંજાય કે જેને થોડી વાસના હતી સંસારમાંથી ત્યાગાશ્રમમાં જવું હતું પણ આજ્ઞાથી રહી ગયો અને રહેવું પડ્યું એની મતી મૂંઝાય બાકી કોઈની મૂંઝાતી નથી ભાઈ એટલે આ કઈ ચર્ચા તમારી નથી હો તમે મુંજાઈ જાઓ છો એવા બેઠા છો એ વાતમાં માલ અમે માનતા નથી મૂંઝાતા નથી પદાર્થો મળે ને મૂંઝાતા નથી હા તમારા ઘરના અપમાન કરે ત્યારે તમારી ચોટલી ખીતો થાય અને ત્યારે કેટલાય મૂંઝાઈને ઘર છોડીને ગુરુકુળમાં રહેતી આવ્યા દાખલા છે પાછા વળી કયો સ્વામી ઘેરે ફોન કરજો હું અહીંયા છું ગોતે નહીં તે આવ્યો શું કામ આમાં મૂંઝવણ જેવું છે જ નહીં કાંઈ આ બધી વ્યવસ્થા છે તો એની મતી મુંજાય કે કોની મતી કે જે પેલા કહ્યો એવો એ મુંજાય ગાંફના વસતા રાવળ હતા એમની પાસે એક ભેંસ હતી અને એમના બેન આટલો પરિવાર ભગતને વિચાર આવે કે આપણી પાસે ભેંસ છે તો મારી બેન કેવી ભક્ત છે હું ભક્ત છું મહારાજની ભજન સેવા ભક્તિ એ કરવામાં આપણો દિવસ જવો જોઈએ એની બદલે આ ભેંસને દોહવી એના દૂધ દહીં ગોરસડા એ વલોવવા એના વાસીદા છાણ મૂતર સાફ કરવા મારી બેનને હું આટલો નકામો સંસારમાં જોડું છું માટે આ ભેંસને હું વેચી નાખું સુખે હતી પછી આપણે રોટલો મીઠું જોઈએ બીજું શું જોઈએ ભગવાન મેળવવા માટે કાંઈ જોતું નથી આ પળો જણીને કાઢો મન મુંજાય છે જુઓ અને ખરેખર ભગત ગામમાં જઈને ભેંસ વેચી આવ્યા માણસ પેલું લેતા આવ્યા ભેંસ છોડી જાઓ એ ભેંસ છોડવા માટે માણસ હારી આવ્યો ત્યારે પેલા બેન હતા ને ઘરમાંથી જોયું એટલે કીધું ભાઈ શું કરો છો તો કે બેન આ તને પ્રભુ ભજવામાં આડું આવે છે ને એટલે આ વેચી માર્યું આ આપણે જોતું નથી હવે સુખેથી મહારાજનું ભજન કરશું ને બેનને ધ્રુસકું પડી ગયું એટલે ભાઈ વસતા રાવળ કે અરે અરે અરે તું મહારાજની ભક્ત થઈને તને આ બંધન અને વાસના એક ભેંસ જાય છે ત્યાં તું આટલી બધી ધ્રુસકું મૂકે છે તો કે ભાઈ મને સમજવામાં ભૂલ ખાઈ ગયા મને ભેંસનું વળગણ કે વાસના નથી પણ આ જ્યારથી વિયાણીને ત્યારથી મેં સંકલ્પ કર્યો છે કે એકવાર મહારાજ આપણે ત્યાં આવે ને દૂધપાક પૂરીનું ભોજન જમે તો મારું કામ થઈ જાય જીવન ધન્ય થઈ જાય આજ તમે વેચી નાખો છો મહારાજ તો આવ્યો નથી એટલે મારો સંકલ્પ નિષ્ફળ જાય છે એટલે મને રડવું આવે છે પેલો ભાઈ કે હવે હાટું થઈ ગયા પછી ખલાસ આપી દીધું શું થાય હવે તું છાની રહી જા છાની રહી જા તારો ભાવ મનમાં હશે ભલે શું થાય ભેંસને આપી દીધી ભેંસ લઈને માણસ ગયો બેન રડતી હતી એને ભાઈએ કીધું છાની રે જો મારો પ્રભુ તારો પ્રભુ સાચો હોય તો આજ જમવા આવે કરે દૂધ પાક પૂરી હવારનું દૂધ તો પીડ્યું જ છે કેટલા દ્રઢ નિષ્ઠા વાળા ચૂલે તપેલા મૂક્યા દૂધપાક પૂરી ભજીયાની રસોઈ બનાવી હજી તો અગિયાર બાર નો ટકોરો ન થાય થાય ત્યાં મહારાજ માણકી ઘોડીએ પાર્ષદો સહિત આવ્યા વસતા આવ્યો જો જો બેન આવ્યો અને ભાવથી મહારાજને દૂધપાક પૂરી જમાડી જળપાન કરાવ્યા મુખવાસ આપ્યા વસતા રાવણ કે મહારાજ અહીં રોકાવતો રોકાવા એવું ક્યાં છે હું તો ક્યાંય નો ક્યાંય છું ત્યાંથી જમવા આવ્યો છું રજા આપો જાઉં છું દિવ્ય શરીરે મહારાજ અદ્રશ્ય થઈ ગયા મતિ મુંજાય આવો જે ગૃહસ્થ છે હા એક એમાં સમજવાનું છે કે જે ગ્રહસ્થ શ્રમમાં રહેવા માટે આવ્યો છે એની બિલકુલ વાસના સૂક્ષ્મ છે ને હવે આ સૂક્ષ્મ છે ને એનું થોડુંક સમજવા જેવું છે આવું શું કામ થાય છે એની મતિ કેમ મૂંઝાય છે અને ત્યાગીની કેમ મૂંઝાતી નથી તો એમાં એક વૈજ્ઞાનિક કારણ છે મનોવૈજ્ઞાનિક તમે જુઓ તો રાગ છે ને એનું જ પરિવર્તિત થયેલું રૂપ છે એ વૈરાગ છે વૈરાગ કોઈ બીજો નવીન પદાર્થ નથી આવતો સંસારમાં જે રાગ છે એ રાગ છે એ શુદ્ધ થતા થતા થતા વૈરાગ્ય બની જાય છે બસ આ એનું મૂળ સ્વરૂપ છે તો હવે એને થોડો થોડો રાગનો અંશ છે ને ત્યારે એમાં એક ઘટના બને છે એ વખતે જો એને જે વિષયોમાં રાગ છે એ વિષયોનો સેજ યોગ થાય છે અને બધું જ સ્વરૂપ સાથ થઈ જાય છે જો એક દ્રષ્ટાંત સમજો ખેડૂત મગફળી વાવે ને પેલો વરસાદ થાય ને વાવે બીજો વરસાદ થાય ને ફૂલ ખીલે ત્રીજો વરસાદ થાય ને દોડવા બેસે પછી ખેડૂત એમ બોલે કે હવે એક વરસાદ આવે એટલે તમારે લૂમો જુમો માંડવીના બીજ થાય અને દાણો બેસી ગયો છે પણ હવે આકાશ સામે જોવે કે એક વરસાદની જરૂર છે એ જ વખતે જો વરસાદનું પાણી મળી જાય તો જે અંદર દાણો બેઠો છે ને એ દાણો પેપડા જેવો થઈ જાય ફોતરું તોડી નાખે એવો મજબૂત થાય પણ એ જ વખતે જો વરસાદ ન આવે તો એ દાણો માલિકોર થયો છે ને એ ગીંગોડા જેવો થઈ જાય એની અંદર પછી બહુ મોટું કાંઈ કદ વધે નહીં પોષણ વધે નહીં એક છેલ્લા વરસાદની જરૂર અને પાકી જાય એમ પેલાને જે વાસના છે એ જ વખતે વિષયનો યોગ થાય છે એને છેલ્લું પાણ મળે છે અને છેલ્લા પાણમાં એનો વૈરાગ્ય પાકીને મજબૂત થઈ જાય છે કઈ રીતે કે જોઈ લે છે ઓહો જેના માટે હું તરફડતો હતો એ સંસાર આવો જ છે જુઓ કે જેની બહુ આકાંક્ષા કરી હોય એ વસ્તુ જ્યારે મળે ત્યારે પછી જ એના સાચા સ્વરૂપનો ખ્યાલ આવે અહીંથી ચાંદો છે ને એ બહુ રળિયામણો લાગે પણ ત્યાં જાય ને એટલે તરત બિલકુલ પથરા લાગે કે આ સૌંદર્ય ક્યાં છે તો સૌંદર્ય છે એ દૂર રહેવામાં છે ને એમ આકર્ષણ જે છેલ્લું હતું એને દૂર રહેવામાં હતું જેવું નજીક થતા લગભગ સંસારીઓને એમ થાય એક બે વર્ષમાં જ હો ગણાયને તો એકાદ મહિનામાં થઈ જાય કે આમાં ન પીડ્યો હોત ને તો સારું હતું કારણ કે જોઈ લીધું કે આમાં પછી કઈ બહુ મજા નથી એટલે છેલ્લો જે એને ધક્કો છે એ એને પકાવી દે છે અને પેલાને છે એ મનમાં રહી જાય છે એટલે પાકતો નથી એ ડઠોણા જેવો થઈ જાય છે એને છેલ્લું પાણ જે મળવું જોઈએ એ પાણનો એને ખોટ રહી જાય છે એટલે ત્યાગીને એ દાણો પાકતો નથી ગ્રહસ્થ એ વખતે પાકી જાય છે આ વિષયનો ભોગ એને વિરાગ કરી દે છે જે વસ્તુ જોતી હતી એ જોવાઈ ગઈ ખલાસ પૂરું થઈ ગયું હવે આમાં બીજું કાથી આગળ નથી અને વૈરાગ્ય થાય છે અને પેલાને પ્રતીક્ષામાં પ્રતિક્ષામાં હંમેશા રસ રહ્યા કરે છે બીજી બાબત ગ્રહસ્થને દુઃખ આવે સુખમાં તો આ રીતે સમજાઈ ગયું કે વિષયો છે એ પણ નિવૃત્તિનો માર્ગ બતાવે છે એટલે ગ્રહસ્થાશ્રમ છે એ વૈરાગ્ય પેદા કરવાની પાઠશાળા બતાવી છે વિષયોને વિષયોના રૂપમાં જોઈ લ્યો બસ પૂરું થયું જેવી રીતે ભરતૃહરે બધું જોઈ લીધું અને એ માણસ શૃંગાર શતક લખનારો વૈરાગ્ય શતક લખી શકે તો દુઃખમાં પણ ગ્રહસ્થોને ફાયદો છે કારણ કે જ્યારે જ્યારે દુઃખમાં પડે કુટુંબમાં જામે બાળકો વિફરે પત્ની કલહ કરે અને બે ટાણાનું ભેળું ન થાય પગાર મૂંઝવે શરીરની તબિયતો મૂંઝવે પરિવાર મૂંઝવે ભાઈઓ કોદાળી પાવડાલીને હામા થાય પાડોશીઓ હોય મારવા તૈયાર થાય ત્યારે આને અંદરથી એમ થાય હે ભગવાન હે પરમહંસો હે સાધુ સંતો રક્ષા કરજો હે મુક્તાનંદ સ્વામી હે ગુણાતીતાનંદ સ્વામી હે મહારાજ એવો ગ્રહસ્થને દુઃખમાં પુકાર આવે પણ સાધુને આ પુકાર આવવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે આપણે પેલા જોયું ને એમ એને કંઈક બીજું જ નીકળે છે અને આ હે ભગવાન કારણ કે આમાંથી છટકીને જઈ શકે એવો તો કોઈ સ્કોપ નથી જાવું ક્યાં એટલે હે ભગવાન થાય એ ગ્રહસ્થ એક તો વિષયોની પરિપક્વ દશા જોવાઈ જાય એક બીજું એને કે દુઃખ પડે માથામાં વાગે એટલે તરત હે ભગવાનનો ઉદ્ગાર નીકળે પેલા સાધુને હે મા બાપ એવો ઉદ્ગાર નીકળે એ બીજું અને ત્રીજી બાબત ગ્રહસ્થાશ્રમમાં કે મુમુક્ષતા છે ને અકબંધ જલતી રહે છે એની મુમુક્ષુતા મરતી નથી કારણ કે સતત બંધનનો અનુભવ કરે છે અને સાધુ છે ને કપડાં પહેર્યા પછી એને એમ લાગે છે કે હવે હું મુક્ત થઈ ગયો છું એટલે એને ભ્રમ પેદા થાય છે અને ગ્રહસ્થને મુમુક્ષુતા જલતી રહે છે છેક અવસ્થા સુધી એને એમ જ રહે આમાંથી છૂટવું છે આમાંથી છૂટવું છે આમાંથી છૂટવું છે એવો ભાવ અને સાધુ થયા પછી પહેલે દિવસે જે મુમુક્ષુતા હોય એ પાંચ વર્ષ પછી પણ દેખાતી નથી એની પણ ચર્ચા વચરામૃતમાં થયેલી છે તરત જ એ વેગ વયો જાય કારણ કે વૈરાગ્ય જો મંદ અવસ્થાનો હોય તો એ દ્રાવણ એવું ને એવું રહેતું નથી એમાં ફેરફાર થાય છે અને ત્રીજી બાબત ગૃહસ્થ હંમેશા નિર્માની થઈ ન જ રહે ઘરમાં નિર્માનીનું શિક્ષણ મળે છે કારણ કે જ્યારથી પરિણો છે ત્યારથી એના પત્ની ધર્મપત્ની એને નીચી મૂંડીએ રાખે જી જંબુરજી સલામ જી નારી વિવશ નર સકલ ગોસાઈ નારી વિવશ નર સકલ ગોસાઈ નાચહી નટ મરકટ કી નાય આ ફાયદો છે જે મદારી આગળ વાંદરું નાચે એવી રીતે ગ્રહસ્થની પોઝિશન છે એટલે હંમેશા નિર્માનીનું શિક્ષણ એને ત્યાંથી મળે છે અને સંતને સર્વોચ્ચ સ્થાને બેસાડવામાં આવે છે એટલે નિર્માની થવાનું શિક્ષણ તો એને જીવમાંથી કાઢવું પડે છે આ ભેદ ગ્રહસ્થાશ્રમ ને ત્યાગાશ્રમના વાસ્તવિક પાસા જોયા હવે છેલ્લું એક મનોવૈજ્ઞાનિક પાસું પણ શ્રીજી મહારાજ રજૂ કરે છે કે ગ્રહસ્થાશ્રમમાં વાસના ઓછી થાય છે ને એની હું તરફેણ કરું છું એનું કારણ એક છે ગરડા મધ્યના બાસઠમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે આ જીવનો એવો વિપરીત સ્વભાવ છે બસ આટલું સમજી લેવાય ને બધું સમજાઈ જાય આપણે તમને બધાને કે જીવનો એવો વિપરીત સ્વભાવ છે કે જ્યારે ગ્રહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસાર ત્યાગ કરવાના સંકલ્પ થાય અને જ્યારે ત્યાગ કરીને નીકળે પછી સંસાર સંબંધી સંકલ્પ થાય છે જીવનો આવો વિપરીત અવળો સ્વભાવ જન્મજાત છે એટલે મનનો સ્વભાવ છે ખરું કે ખોટું બોલું આ હકીકત છે હવે આમાં કોઈ ના ન પાડી શકે કારણ કે મન બધાને સરખું છે મનસ્તત્વ એક સરખું છે દુકાને હો ત્યારે ઘર સાંભળે બાબો શું કરતો હશે ઘર સાંભળે ઘરે હોય તો દુકાન સાંભળે કે એક કલાક ખુલ્લી રાખી હોત તો આટલું થઈ જાત આ ચોપડો અહીંયા મુકાણો નથી આ નોકર આ રૂપિયા આજ હું મૂકીને આવ્યો છું જો રાતે દુકાન તૂટી મર્યા સમજો તો દુકાન ચિંતવે ઘરે દુકાને ક્યાંક બેઠો હોય તો પછી મંદિર સાંભળે અને મંદિરે આવીને માળા કરે તો પાછું ઘર સાંભળે હવે સ્વામી પૂરું કરે તો હા હો હવે ઘરે જવું છે હવે બહુ મોડું થાય છે હાથ વાગી ગયા છે વિપરીત ભાવના જ મનની છે ઘરે બેસીએ તો મંદિર સાંભળે અને મંદિરે બેસીએ તો ઘર સાંભળે એક જણાને મેં કીધું મેં કીધું તમે મંદિરે કેમ નથી આવતા તો કે ઘરે બેસું ત્યારે મંદિર સાંભળે છે અને મંદિરે બેસું ત્યારે ઉલટાનું ઘર સાંભળે છે એટલે મંદિર આવવાનું જ મેં બંધ કર્યું છે લે આવું ઊંધું લેવાની વાત નથી હો બાપલા એટલે હું હવે મંદિરે નથી આવતો ના એવું મનનો સ્વભાવ છે એને સુધારવાનો છે અને એને સુધારી શકાય છે અને સુધારે એ જ પ્રભુના પદનો ભોગી છે જો હવે મંદિર આવ્યા પછી ઘર સાંભળતું હોય તો એ નહીં સંભાળવાનું એને ધીમે ધીમે શુદ્ધ કરવાનું જે દિવસે મંદિરમાં બેઠા ત્યારે ઠાકોર પાસે બેઠા એવી સ્થિતિ થાય તો જ એકાંતિક થઈ શકે આ એક વિપરીત ભાવના છે મન જુદું ચિંતવન કરે એટલે ત્યાગાશ્રમમાં હોય ત્યારે ગ્રહસ્થ માત્રને લગભગ આંગળી ઊંચી કરીને એમ થયા કરે કે હવે આ છૂટે ઘણા ખડ્યા હા હોય ને ડીટ ખડેલા એ આવે સંતોને કે મહારાજ હવે એમને સાધુ કરો ને હવે આવા હડીગલ ઠોઠિયા શું કરવા તમે કયો બે દિવસ પેલા જે એક ડોહો કે સ્વામી પાંચ વર્ષ પછી બાલસ્વામી કે મારે અહીં સેવા કરવા રહી જાવ બાલસ્વામી કે નારે બાપા અમારે તમારી સેવા કરવી પડશે અહીંયા આવો એટલે તમે શું સેવા કરો એટલે ગ્રહસ્થાશ્રમમાં હોય તો સાધુ થવાની ભાવના સતત રહે છે એ સારી એક ફાયદો તમારે છે અને સાધુ અવસ્થામાં ગ્રહસ્થાશ્રમના સંકલ્પ થાય એ બહુ બુરી ચીજ છે અને એ ધ્યાનમાં લેવા જેવી છે એટલે આગળ મહારાજે કહ્યું છે કે જેને સંસાર મૂક્યો અને પછી સંસારની વાસના ન જ રહે એ ત્યાગી હું શ્રેષ્ઠ કહું છું હું ત્યાગાશ્રમની બંધી નથી કરતો મહારાજ કે પણ આ કારણ એક સરસ દ્રષ્ટાંત છે કોઈના ખોપડામાંથી જ નીકળેલી છે બને નહીં આવું પણ સિદ્ધાંત બહુ મજાનો આવી જાય એવો છે એક સાધુ મહારાજ પર્ણકુટી બનાવીને નિવાસ કરતા અને રહેતા સત્સંગ ધ્યાન ભજન પોતાની યથાશક્તિ કરતા એનાથી થોડે દૂર જ સરસ મજાનો નદીનો પ્રવાહને તટ છે ત્યાં એક વૈશ્યાનો સુંદર આલિશાન બંગલો છે અને એમાં નાચ તાન ગાન જલસો અને વિષય ભોગનું સામ્રાજ્ય છે સાધુ નદીએ સ્નાન કરવા જાય ને ગાન તાન તાલ તાશેરો સાંભળે અને વૈશ્યાનો મહેલ દેખાય એટલે સાધુને એમ થાય કે મેં મૂંડો કરાવ્યો સાધુ થયો પણ એક સંસારનું સુખ તો મેં હંમેશને માટે જતું કર્યું છે આ વેશ્યા છે આ બધા લોકો છે ગ્રહસ્થો લોકો છે એ પરિણામ પરિણામ હોય છે ક્યાંય એને ધામમાં નથી જતા ક્યાં ભગવાનને નથી મળતા કેટલા હરિભક્તો છે નરસિંહ મહેતા જેવા બધા પ્રભુના ધામમાં પહોંચી ગયા છે એટલે ન સંસારમાં જવું એ મિથ્યા છે એમાં કઈ જવું નહીં ખોટું નથી જવું જોઈએ પણ હું રહી ગયો વારંવાર એને પેલો જનકાર સંભળાય ઝુપણીબા અને એને વેશ્યાની ખંડમાં જે કાંઈ નાચગાન હોય એ આને અંદર નાચગાન દેખાય પેલી વેશ્યા રોજ અટારીમાં બેઠી હોય સાધુ આ સ્નાન કરવા આવે ત્યારે વેશ્યા જોઈને દૂરથી પગે લાગે કે ઓહો મારા આજીવિકાના સાધનો તો જુઓ હે ભગવાન મને ક્યાં પાપે તે મને વેશ્યા બનાવી કે હવે આમાંથી છૂટી પણ નથી શકતી અને આ ગુજારો કરી કરીને પાપના દિન કાઢું છું આ જોગી કેટલો નિષ્પૃહ અને કેટલો ભગવાનના ઘરનું માણસ છે નદીમાં સ્નાન કરવું જલજારી લઈ ઠાકોરજીની સેવા કરવી ઝૂંપડીમાં બેસીને ભિક્ષા કરીને આખોથી ભગવાનનું સ્મરણ કરવું આનું જીવન ધન્ય છે વેશ્યા સાધુનો પક્ષ લઈને ચિંતન કરે અને સાધુ વેશ્યાનું ચિંતન કરે હવે બન્યું એવું કે બે એક જ ડેટમાં મર્યા એક જ દિવસે ગુજર્યા પતી ગયા અને ભગવાને ત્યાં યમપુરીમાં બે એક સાથે એન્ટર થયા ધર્મરાજની સામે ઉભા રહ્યા એટલે ઓલો સાધુ આમ જોવે કે લે હા ને તમે ત્યાં જોયા તા એ જ છે હા હા એ જ એ મરી ગઈ હારો હાર સાધુ ને જોઈને વેશ્યા કે આ બાપજી એ પણ એને થઈ ગયું કે આ અહીંયા કા આ નરકમાં આ સાધુ અહીંયા ક્યાંથી પણ કઈ બોલાય તો નહીં જજ સામે બેઠા છે બધા આમ બધા ચોપડા ખોલીને બેઠા છે ચિત્રગુપ્ત વિચિત્રગુપ્ત એના પાના છે ને પાંચ પાંચ જણા પાના ફેરવે એવડા મોટા પાના છે ચોપડાના હવે કદાચ કોમ્પ્યુટર રાખ્યા હોય ખબર નથી તો સગવડતા થઈ જાય રાખ્યા જ હશે હકીકત છે કારણ કે એ બહુ બહુ આગળ ફોરવર્ડ જોઈ છે તો ચિત્રગુપ્ત વિચિત્રગુપ્ત બેઠા છે ધર્મરાજ બેઠા છે એમણે આમની ખાતા વહી જોઈને એને ફેંસલો સંભળાયો શું યમદૂતોને કહ્યું કે આ સાધુને રૌરવ નરકમાં નાખી દઉં આના વૈશ્યને સ્વર્ગમાં બા અદબ વિમાનમાં બેસાડીને લઈ જાઓ પેલા સાધુએ બળવો કર્યો કે મહારાજ તમે ચોપડો ઊંધો નથી જોવાઈ ગયો ને હું સાધુ છું હું સંન્યાસી છું હું પૂજા કરનારો છું એને નરકની પ્રાપ્તિ અને આ વેશ્યા નાચગાન કરી આજીવિકા માટે દેહને વેચનારી એને તમે સ્વર્ગની અધિકારી બનાવી ત્યારે વેશ્યા પણ બોલી કહો મહારાજ ભૂલ તો નથી થતી ને એની જગ્યાએ મારો ચોપડો વંચાઈ ગયો મારી જગ્યાએ એનો એવું તો નથી થયું તો કે ના ધર્મરાજે કહ્યું એવું નથી થયું એનું એક જ કારણ છે કે એના ચિંતનમાં ફેર છે મર્યો ત્યાં સુધી આ સાધુએ તારું ચિંતન કર્યું એટલા માટે એને નરકની પ્રાપ્તિ છે અને તું જીવી ત્યાં સુધી સાધુ અને એ બાને ભગવત્તાનું ચિંતન કર્યું છે માટે તને સ્વર્ગમાં મૂકવામાં આવે છે ચિંતનમાં આટલો ફરક પડ્યો છે આવું થાય નહીં પણ સિદ્ધાંત સમજવા માટે ભેજામાંથી નીકળેલી વાત સારી છે ગમી આ ચિંતન ઉપર તો હકીકત ફેર પડે છે એટલા માટે એક સાયકોલોજીકલ મહારાજે એક ગરડા મધ્યના બાસઠમાં બતાવ્યું કે આ એક વિપરીત ભાવના થાય છે એટલા માટે વાસના ઓછી કરવાનું સ્થાન એ ગ્રહસ્થાશ્રમ છે ત્યાગાશ્રમમાં સ્કોપ દેખાતો નથી આટલા આટલા વાસ્તવિક કારણો છે અને મનોવૈજ્ઞાનિક પણ કારણો છે પણ ત્યાર પછી મહારાજે જે તમારું લીધું છે એ પણ થોડું લઈ લેવા જેવું છે મહારાજે એમ કહ્યું કે એ જે ગૃહસ્થ છે એ શ્રેષ્ઠ છે પણ કેવો કે જો ગૃહસ્થના ધર્મ સચવાય તો તોતેર મણનો તો છે ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે હવે એ સાંભળવા જેવું છે અત્યાર સુધી તમે અમને દબાવ્યા છે હવે તમને ના દબાવીએ ગ્રહસ્થના ધર્મ તો અતિ કઠણ છે અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં આ શ્રેષ્ઠ ગ્રહસ્થ ભક્તની વાત કરે છે સંતની સેવામાંથી જરાય ડગે નહીં પ્રસંગે ખબર પડે ને તો એક રાજાનો પ્રસંગ છે એને મનમાં એવું ભૂસું કરી ગયું અત્યારે જેમ આપણે લઈને બેઠા છીએ એમ કે કોણ શ્રેષ્ઠ ગ્રહસ્થ શ્રેષ્ઠ કે ત્યાગી શ્રેષ્ઠ એટલે એના નગરમાં કોઈ પણ સંન્યાસી દેખાય એને પકડી લાવે કચેરીમાં ઉભો રાખે હો જોજો અને પેલો સાધુ ને પેલો રાજા છે પ્રશ્ન કરે બોલો બાપજી મહારાજ સંન્યાસી મહારાજ નમો નારાયણ મને એ બતાવો કે ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ કે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ અને જો સંન્યાસી ગ્રહસ્થ સામે બેઠો છે એટલે એની તારીફ કરે અને એમ કે મહારાજ વાત સાચી છે હું સંન્યાસી થયો છું પણ ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે એ જ ક્ષણે પેલો રાજા પેલા સંન્યાસીના કપડા ઉતારી ભગવા ઉતારી લે એને સંસારી બનાવી અને કોઈ યોગ્ય કન્યા સાથે પરણાવીને ઘરે બારે કરી દે આ એનો નિયમ ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ કીધો કપડા ઉતારી લે અને એને ગ્રહસ્થી બનાવી દે કોઈ સંન્યાસી આવે પકડી લાવે ને એને પ્રશ્ન કરે ને કોઈ સંન્યાસી એમ કે ના મહારાજ સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ છે તો રાજા એમ બોલે પ્રમાણ શું બતાવો એટલે સંન્યાસી આડાવાળા પ્રમાણો આપે પણ ગળે જવાબ ઉતરે નહીં એટલે એના પણ ભગવા ઉતારી લે ગ્રહસ્થીના પહેરાવી દે પરણાવી દે સંસાર મંડાવી દે હવે આવા તો કેટલાય ને એને સંસારમાં નાખી દીધા કપડા જ ઉતારી લે જવાબ આપો કોણ શ્રેષ્ઠ હવે આનો જવાબ કેમ લાવવો કારણ કે આ તો વ્યક્તિ પરત્વે જવાબ છે કે આશ્રમ શ્રેષ્ઠ કોઈ નથી વ્યક્તિ કોણ શ્રેષ્ઠ છે અને કઈ રીતે પસંદ કરવું જેવું વાવવું હોય એવી જમીન જોઈએ એ તો સીધી વાત છે ને એટલે એનો જે વૈરાગ પાકવો જોઈએ એ એવી જમીનમાં પાકે તો એવી જગ્યાએ છોડ વાવવો પડે અને જેનો પક્વ છે તેના માટે આવી જમીન જોઈએ એમાં કોઈ ઊંચ નીચનો ભાવ નથી પણ આને મનમાં એવું કોઈ શ્રેષ્ઠ કરી બતાવે એમાં એક સંન્યાસી ઊંધું ખોપડું આવ્યા ઊંધું એટલે આમ સવળું અને મહારાજાએ પૂછ્યું બોલો ભાઈ આમાં ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ બાપજી કે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ તો કે તારે ઉત્તર જોઈએ છે કે તને પ્રેક્ટિકલ બતાવું થિયરિકલ સમજવું છે પ્રેક્ટિકલ સમજવું તો કે બાબુજી પ્રેક્ટિકલ સમજાઈ જાય બહુ સારું તો કે મારી સાથે ચાલવું પડે ચાલો એ સંન્યાસી પેલા રાજાને લઈ નીકળી પડ્યો ચાલતા ચાલતા ચાલતા દૂર બીજા રાજ્યના નગરમાં પહોંચી ગયા હવે બન્યું એવું ત્યાં કે એ નગરનો રાજા અકાળ મૃત્યુ થયો અને એને કોઈ દીકરો નહીં એક દીકરી એટલે મરતા મરતા રાજાએ એવું વિલ કરેલું કે આપણો જે રાજાનો માનીતો હાથી છે એની સૂંઢમાં કળશ આપવાનો જળનો અને એને છૂટો મૂકવાનો લોકોને ભેળા કરવાના અને જેના ઉપર આ હાથી કળશ ઢોળે એને આ મારી દીકરી પરણાવી સંપૂર્ણ રાજ્ય એને સુપ્રત કરી દેવું આ નગરમાં આવી ઘટના બનેલી લોકો ખૂબ ભેળા થયેલા આ સંન્યાસીને રાજાએ ત્યાં પ્રવેશ કર્યો તો લોકો બેઠેલા હાથી રાજનો છૂટ્યો એના સૂંઢમાં કળશ છે અને હાથી આમ ફરે છે એમાં આ તમાશો જોવા માટે જેમ આ રાજા અને સંન્યાસી ઉભા છે એમ બીજો એક સંન્યાસી આમ ક્યાંક ઉભો હશે જોતો હશે કોણ એવો ભાગ્યશાળી અથવા દુર્ભાગી કોણ છે હું જોઉં બરાબર એ સંન્યાસી પાસે હાથી ગયો જોવા આવ્યો તે અને હાથીએ પોતાની સૂંઢમાં રહેલો કળશ સંન્યાસી ઉપર ઢોળ્યો અને સંન્યાસી ભાગ્યો મારી નાખ્યા કે હું ખોટો આવી ગયો બધાએ પકડવા પ્રયાસ કર્યો સંન્યાસી કે ના મા બાપ મારે તો કઈ લેવા દેવા નથી મારે નથી રાજ્ય જોતું મારે નથી કન્યા જોતી મને આ સંસારમાંથી જવા દો હું માંડ સંસાર છોડી નીકળ્યો છું આ તો મને શું કુબુદ્ધિ સૂજી હું જોવા ઉભો રહી ગયો પગે લાગુ છું કરગરવા માંડ્યો પણ સૈનિકો બધા પકડવા માંડ્યા સંન્યાસી છે એ રડવા માંડ્યો મારે રાજ જોતું નથી મારે રાજકન્યા જોતી નથી હું તમારી ગાય છું મને જતો કરો સંન્યાસીએ બળ વાપર્યું સૈનિકોના બળને નષ્ટ કર્યું અને એકદમ ભાગી છૂટીને સંન્યાસી નીકળી ગયો જંગલમાં અદ્રશ્ય થઈ આ દ્રશ્ય પેલો રાજા અને સંન્યાસી જોતા હતા સંન્યાસી કઈ બોલ્યા નહીં એમણે કીધું મહારાજ હવે આપણે જરા હરીએ ફરીએ જોઈએ ઘટના તો ઘટી ગઈ આમાં આપણે શું કરવું ઠીક સાંજ પડવાનો વખત થયેલો સંન્યાસી એક બીજું ગામ આવ્યું ત્યાં ગયા એટલે રાજાને કીધું કે હવે ક્યાંક આપણે રાતવાસો કરીએ જો ભૂખ્યા તો છે ખાવાનું મળી જાય થોડી ઠંડી જેવું છે વાતાવરણ તો કોઈ આશરો આપે એક ઝૂંપડા જેવું જોયું ને ત્યાં સંન્યાસીએ સાંકળ ખખડાવી આ કોણ ગ્રહસ્થ શ્રેષ્ઠ એની વાત કોણ ત્યાગી શ્રેષ્ઠ એની વાત તો પેલાની અંદરથી એક ભાઈ બહાર આવ્યા નાનકડી ઝૂંપડી પતિ પત્ની એમાં નિવાસ કરે સંધ્યાનો અંધારાનો વખત થઈ ગયો છે આંગણે સાધુ અને એક અતિથિને જોયા એમણે ઓહો પધારો પધારો તો કે અમારે રાત વાસો કરવો છે હા હા હા અમારે અહીંયા જ આવી જા અહીંયા જ આવી જા ઘરમાં બેસાડ્યા પાથરી આપ્યું સ્નાનાદિકની વ્યવસ્થા કરી આપી ઘરમાં ખાવાનું કંઈ નહીં ભાઈ પોતે ભૂખ્યા સુઈ ગયેલા બે માણસોએ બહાર જઈને વાત કરી પતિદેવ આપણા ઘરમાં હવે બે વાસણ પાણી ભરવાના છે એમાંથી એક છે ને એને વેચી નાખો અથવા ગીરવે મૂકી દો અને જે સીધું સામાન મળે એ લાવો અને આ આપણે જે સંત અને પેલો અતિથિ ગ્રહસ્થ એને ભોજન કરાવો અતિથિ ભૂખ્યો ન જાય સંત ભૂખ્યો ન જાય આપણે આંગણેથી વાસણ ગીરવે મૂક્યું સીધું સામાન લાવ્યા પણ સળગાવા માટે કોઈ વસ્તુ ન મળે શેનાથી ચૂલો પેટાવો એક નાનકડી ખાટલી હતી એને ભાંગી નાખી એનું બળતણ કર્યું ને એમાંથી રસોઈ પકાવી અને પેલા બેને જમાડ્યા પછી એમને કીધું કે હવે તમે અહીં સુઈ જાઓ અરે પણ આ ઠંડીમાં તો કે આ ઝૂંપડું જ એવું છે બે જણા સુઈ શકાય એવું છે આપ અતિથિ અમારા ભગવાન કેવા ઝૂંપડીમાં સુવો અમે બહાર સુતા છીએ જે ઘરધણી ઝૂંપડીના હતા એ પતિ પત્ની બહાર સુતા પેલા સંન્યાસીને રાજાને અંદર સુવડાવ્યા આખી રાત ઘસઘસાટ સુતા પેલા લોકો ટાઢે ઠર્યા સવાર પડ્યું વિદાય માગી રડતા રડતા આંસુએ વિદાય આપી અને સંન્યાસીને પેલો રાજા રસ્તે ચાલતા થયા ત્યારે સંન્યાસીએ કીધું કે મહારાજ કાંઈ ખબર પડી તમારા પ્રશ્નોનો જવાબ મળ્યો તો કે ના આમાં તો મને હજી કાંઈ સમજાણું નહીં તો કે જુઓ મહારાજ બે આશ્રમ છે ને એ શ્રેષ્ઠ છે કોઈ કનિષ્ઠ નથી પણ ત્યાગાશ્રમમાં સંન્યાસી એ શ્રેષ્ઠ કે આટલી કનક અને કાંતાનો યોગ થાય છતાં જે માણસ નિષ્પૃહ રહીને નીકળી જઈ શકતો હોય એવો ત્યાગાશ્રમી શ્રેષ્ઠ છે અને ગ્રહસ્થાશ્રમી એ શ્રેષ્ઠ છે કે આવી આપત્તિના સમયમાં પણ પોતાનો સંત સેવાનો ધર્મ ન જવા દે એ ગ્રહસ્થ શ્રેષ્ઠ છે બાકી વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ આશ્રમની દ્રષ્ટિએ ન કહે પોતાનું નિજી કેવું સમર્પણ છે તો સંત સેવામાંથી મન આડું ડોલવા ન દે બીજી બાબત ધર્મમાંથી મન આડું ડોલવા ન દે સંસાર છે એટલે વિષયોના કેટલા યોગ છે પોતાના ગ્રહસ્થાયના ધર્મો પાળવા બહુ કઠણ હરિશ્ચંદ્ર મહારાજની પરીક્ષાને માટે વિશ્વામિત્રજીએ બે કન્યાઓ મોકલેલી તું આનો સ્વીકાર કર હરિશ્ચંદ્રે કહ્યું કે મહારાજ હું એનો સ્વીકાર ન કરી શકું મારો ધર્મ નથી અને એ કન્યાઓનો સ્વીકાર ન કર્યો એમાં વિશ્વામિત્રજી બહુ જ રોષે ભરાયા અને એમાં હરિશ્ચંદ્રને વેચાઈ જવું પડ્યું વેચાઈ ગયો પણ એને કન્યાનો સ્વીકાર ધર્મથી વિરુદ્ધ પણ ન કર્યો એમ સંસારમાં પરિણા એ જ પત્ની માનીને ગ્રહસ્થાશ્રમ પૂરો કરવો એ અતિશય કઠણ બાબત છે ધર્મમાંથી મન આડું અવળું ડોલવા દે નહીં વિષયના યોગ હોવા છતાં તો એ ગ્રહસ્થ છે એ શ્રેષ્ઠ છે અને દીકરા દીકરી ધન દોલત એ સર્વે મળ્યા છે એ તો સ્વપ્ન તુલ્ય છે એવું જે સમજે સ્વપ્નની સમૃદ્ધિ સ્વપ્નમાં વયા જાય તો આપણે કોઈ બે જાગીને પછી રડવા નથી બેસતા આહા હા કે મને કેવો ફ્લેટ મળી ગયો તો ક્યાં વયો ગયો પણ બધું સ્વપ્નમાં હતું એટલે કોઈ રડતું નથી એવી રીતે જે ગૃહસ્થ ધન દોલત સ્ત્રી પુત્ર પરિવારને સ્વપ્ન જેવા સમજે જેમ નરસિંહ મહેતો સમજતા કે ગરથ મારું ગોપી ચંદન અને આ તુલસી હે મનોહાર ગરથ મારું ગોપી ચંદન અને આ તુલસી હે મનોહાર સાચું નાણું મારે શ્યામળો હે મારે હે મારે હે મારે મિલકતમાં જાંજ પખવાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી ધન દોલત જે સ્વપ્ન સમાન સમજે એવો ગ્રહસ્થ શ્રેષ્ઠ છે અને સંત સમાગમ મળ્યો છે એને પરમ ચિંતામણીને કલ્પર વૃક્ષ સમાન જાણે એ ગૃહસ્થ શ્રેષ્ઠ છે કોઈની પાસે ચિંતામણી હોય કે કલ્પ વૃક્ષ હોય તો દોડી દોડીને એની પાસે જાય ખસે નહીં અને સારું સારું ચિંતીવા કરે એમ જે ગ્રહસ્થ ઘરમાં પુરાય ન રહે પણ દોડી દોડીને સંત કલ્પ વૃક્ષ માયનો છે એની પાસે જાય ચિંતામણી માની છે એની પાસે વારંવાર જાય નિષદિન સંત સમાગમ કીજે કંટાળે નહીં એવું કલ્પ જે સમજો હોય એવો ગ્રહસ્થ શ્રેષ્ઠ છે અને ગમે તેવું સુખ દુઃખ આવી પડે તો પણ ઢીલો ન પડે એટલે એ કહીને શ્રીજી મહારાજે એમ કહ્યું કે સૌથી તો ભગવાનના ભક્ત થવું એ કઠણ છે કઠણ છે અંત્યના પચીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે એટલે કહ્યું કે ગમે તેવો રોગમાં આપ દેહમાં રોગ આવી પડે ગમે તેવો દેહમાં રોગ આવી પડે ખાવા અન્ન ન મળે પહેરવા વસ્ત્ર ન મળે અને અતિશય દુઃખ આવી પડે છતાંય જે એક રંચ માત્ર પણ ઉપાસના ભક્તિ નિયમ ધર્મ અને શ્રદ્ધા એમાંથી મોળો ન પડે રતિવા સરસ થાય એ ખરેખરો હરિભક્ત છે આ લક્ષણ બતાવ્યું એટલે સૌથી કઠણ તો ભગવાનના ભક્ત થવું એ છે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ધીરજ આખ્યાનમાં પદ લખ્યું છે કે દોયલું થાવું ભક્ત ભક્ત થાવું અતિશય દોયલું છે ભક્ત થાવું ભગવાનનું છે જો અતિ કઠણ કામ સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ ભક્ત થાવું ભગવાન તો ભક્ત થાવું કઠણ છે અને ભક્તનો સંતોનો સમાગમ મળવો એ અતિશય દુર્લભ છે બીજું બધું મળે પણ આ સંત સમાગમ મળતો નથી એ દુર્લભ વસ્તુ છે એવું જે સમજે એ ગ્રહસ્થ ભક્ત છે અતિશય શ્રેષ્ઠ છે અને પેલો જે ત્યાગી છે એની વાસના છે વાસના નિવૃત્તિની જે દવા છે ઔષધ છે એક એની એવી કક્ષા છે કે જેનો ઈલાજ ગ્રહસ્થાશ્રમમાં થાય છે એટલા માટે ગ્રહસ્થાશ્રમને મહારાજે થોડો આ રીતે જરા પક્ષમાં લીધો છે પણ મૂળ હેતુ મહારાજનો છે નિર્વાસનિક થવાનો અને એ ધ્યાનમાં લેવા જેવું છે ઉતાવળ કરીને વાસના હોય અને ગ્રહસ્થાશ્રમ છોડીને સંસારમાં જવું એ જરા એના માટે બહુ મોટું જોખમ છે એ જોખમને નિવારવાનો પણ એકાદ પોઈન્ટ વચનામૃતમાં ક્યાંક ક્યાંક છે પણ અહીંયા એની ચર્ચા આવશ્યક ન હોવાથી આપણે નથી લેતા આ ચૌદમાં વચનામૃતની આટલી ચર્ચા અહીંયા લીધી છે આગળની ચર્ચા આપણે આવતીકાલે બરાબર પાંચ વાગે લઈશું અહીંયા વિરામ સહજાનંદ સ્વામી મહારાજ